શિવ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો સાથે બધા જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો ભગવાન ના અસીમ જય જયકાર આમ ભાઈ ભાઈ નો જસુભાઈ શું કીધું જય સચિદાન જસુભાઈ તમે કહો શું નામ જસુભાઈ હે જસુભાઈ જસુભાઈ જસુભાઈ નિશ્ચય હું જસુભાઈ ખરાક નહીં આત્મા થઈ ગયો ને દાદા એટલે વ્યવહારથી આત્મા નિશ્ચયથી જસુભાઈ નિશ્ચયથી આત્મા હે કયો આત્મા શુદ્ધાત્મા હે શુદ્ધાત્મા તો આત્મા કેમ બોલ્યા જૈન છો વૈષ્ણવ તો વૈષ્ણવ તો બહુ દયા કહેવાય શુદ્ધ આત્મા કેમ કહે આત્મા શુદ્ધ આત્મામાં શું ફેર એ ખબર નથી પડી સાહેબ જસુભાઈ શુદ્ધ છે કે અશુદ્ધ એ તો નામ જ છે ને ઉપર નામ પાછું એટલે કોણ તમારું નહીં ના તો કોણ એનું નામ કઈ આગળ રહે છીએ જોડે કઈ જોડે આત્માની જોડે તમારી જોડે તો કોણ બેઠું છે પહેરેલા છો કે નહીં જસુભાઈની જોડે બેઠા છે પહેરેલા છે તે ના કઈ છે આયા છે ના નથી આવ્યા કેમ ના લાયા એ ત્યાં આવ્યા હતા કઈ રંગ ઓર્ડર ભાઈ હતા પર્યાવરણ મંદિરમાં ઉત્તમભાઈ સાહેબનું છે તે એટલે વ્યવહાર દ્રષ્ટિથી હું જશુભાઈ ભાઈ આવું બોલવાનું વ્યવહાર દ્રષ્ટિથી હું જશું પછી એવું કાચું કેમ રાખ્યું કાચું કેમ થયું એટલે હજુ ધીરે ધીરે પાકું થઈ જશે ચોરીને ચીકણું કરી છે ને હું જસુભાઈ છું જાય નહીં જલ્દી એટલે આજ્ઞા મૂકવી પડી કે ભાઈ વ્યવહારથી હું જસુભાઈ છું શું કહ્યું વ્યવહારથી હું જસુભાઈ હવે હવે આજ્ઞા પ્રમાણે રહેવું પડે એટલે રાત્રે શુદ્ધાત્મા સુઈ ગયા હતા કે નતા સુઈ ગયા સુઈ ગયા હા અને જસુભાઈ જાગતા હતા કે નહીં જસુભાઈ ઊંઘી ગયા દેવજણ ઊંઘી ગયા હતા બાપરે ત્યારે સભાએ ઊંઘી ગયા હતા શુદ્ધાત્મા જાગતા જાગતા હતા હા સવારમાં લેટરી જવા દાદા તમાકુ જોઈતી હતી એ તમાકુ લીધી નહીં આજે શુદ્ધાત્મા શુદ્ધાત્મું કરતા લેટરિન થઈ ગઈ પહેલું શુદ્ધાત્મા રહ્યું હા એને કુદરતી કહેવાય આવે નેચરલ નહીં તો જુલાબની ગોરી લેવી પડે પેલા હા ઘર લેવી પડે નેચરલ <laughs> તમાકુ જોઈતી હતી પણ કોને જસુભાઈને તમાકુ લેટ્રિન કોને થયું જસુભાઈ ના જસુબેન નહીં જસભાઈ કેવા લેટ્રિન જનારા નિહારી નિહાર કરનારા બધું મેં તો હંગરી રાખે તો કઈ સુગંધ આવે કે ના આવે જો બોલતા નથી આવે આવે કે છે સંગરી રાખે સુગંધ આવે સંગરી રાખે દુર્ગંધ આવે સંગરી રેખા એવું છે ના સાથી દુર્ગંધ આવતી ના સ્વભાવ જ નિહારી છે જસુભાઈ નો સ્વભાવ નિહારી ના સમજણ પડી બોલો ને નિહારી નથી છે અરજ ફરજ જસુભાઈ કયા જસુભાઈ કહેવાય વિહારી કેવા વિહારી નહીં તો વિહારી ના હોય તો હરી ફરી શકે ના ફરી શકે નહીં તો પેલા આરસપાનના મૂર્તિ જેવા બધે એક જગ્યાએ જ રહે પછી કઈ જાય કશું થાય નહીં એમનું ના સોનું થાય પથરા પથરા રે પાછા શું આ તો ભગવાનનો હાથ એટલે સોનું થઈ જાય કે છે સોનું થઈ જાય પછી અડક ફરે કેમનું પછી સાહેબ બોલો ને હે તમને બધું જ્યાં આવું જાદુ મળી જાય આ તળાવ સોનું થઈ જાય ગમે કે ના ગમે ગમે કેટલું ગમે ઘણું બધું ગમે પણ તમારા પેલા બેન છે એમને આતેડાડે તો શું થશે <laughs> તો તો બહુ સારું લાગશે ને એ ન ગમ લે શું કરો છો નાનો ધંધો છે કપડાનો મારો નાનો નાનો એવો ધંધો નાનો નાનો નાનો કોનો છે કપડાનો કપડાનો ધંધો કપડા કપડા કોનો છે ચડ્ડી બંડી જસુભાઈ જસુભાઈનો હા ડાયા થયા ડાયા થયા તમે આવું આપણા વ્યવહારમાં રાખીએ કે જસુભાઈ જસુભાઈનો વ્યવહાર વ્યવહાર જસુભાઈ કોણ તો કે પડોશી મારા કોણ કહેવાય પડોશી હા અને પડોશી એટલે પડોશી નો ધર્મ મારે બજાવવો પડે જે રીતે રહેવાનો એમની જોડે ખરું કે નહીં ખરું એટલે પડોશી ધર્મ બજાવવો પડે પડોશી જોડે બજાવવો પડે અને ના બજાવીએ તો ઝઘડા થાય પડોશી આપણને ગમે તેવું હોય ને તો ગોદા મારે ગળીકમાં ગલીબજી કરે જાત જાતનું કરે એટલે પડોશીનો ધર્મ સાચો હોય તો કઈ ના થાય પડોશ ધર્મથી કેવી રીતે પડોશ પડોશી જોડે પડોશ ધમથી શકાય ને ભાઈ એના માલિક થોડા થવાય છે આપણાથી ના થવાય નહીં તો શું કરે આપણું ચટણી કરી નાખે એવું નહીં હા આપણા ઘરમાં રહીએ તો બરોબર છે આપણે તો આપણું ઘર કયું આવે તમારું શુદ્ધાત્મા અરે વાહ કેવા પડે તમે બહુ સારું શીખવાડી દીધું બહુ સારું શીખવાડ્યું ખરું વાત કર અને બે આજ્ઞા કહેવાય કઈ કઈ બે આજ્ઞા કહો પેલા જસુભાઈ છું દવા દ્રષ્ટિથી હું જસુભાઈ છું જસુભાઈ છું અને નિશ્ચય દ્રષ્ટિથી હું શુદ્ધ આત્મા છું નિશ્ચય દ્રષ્ટિથી હું શુદ્ધ આત્મા છું રિલેટીવ વ્યૂ પોઈન્ટથી હું જસુભાઈ છું રિલેટીવ વ્યૂ પોઈન્ટથી હું જસુભાઈ છું અને રિયલ વ્યૂ પોઈન્ટથી હું શુદ્ધ આત્મા છું અને હું રિયલ વ્યૂ પોઈન્ટથી શુદ્ધ આત્મા છું આ બે પહેલી આજ્ઞાઓ સમજાયું કે નહીં સમજાયું કારણ કે આપણે શુદ્ધાત્મા થયા પણ વ્યવહાર બધો બાકી રહેલો છે એટલે આજ્ઞા સ્વરૂપે મૂકવું પડે છે એટલે આજ્ઞા સ્વરૂપે મૂકીએ એટલે આપણે વ્યવહારથી હું જસુભાઈ છું એ રીતે આજ્ઞા ધર્મથી આપણે બધા વ્યવહારમાં જસુભાઈ આજ્ઞાથી રહેવાય તો એ બધો વ્યવહાર જ્યાં આગળ કચરો હતો અશુદ્ધિ છે એ બધું સાફ થતું જતું જાય પણ હું જ જસુભાઈ છું રે તારે લાખ સાફ કરવા જાય પણ એ સાફ કરેલું રહે નહીં પછી ગમે નહીં કજું આ કેમ કચરો રહી ગયો ત્યાં પછી એ સાદડી નીચે દબાઈ દે શું કરે એમ ત્યારે ખૂણામાં નાખી દે ગમે તેમ કરે એવું કરે બિહારી આનંદજી એવું શાને માટે ચોખ્ખું રાખવા માટે કરે એમ તો ચોખ્ખું રહે પણ ખૂણામાં આપણે ક્યાં પજવે છે આ પજવે ખૂણે ખાંચરે અંધારે બાકી તો ધકેલી મારો પછી ના હવે તો જસુભાઈના મનના વાણીના કાયાના અંદરના બા બધું આ બધા ખૂણે ખાંચરા બધા ચોખ્ખા થતા જશે સમજાય છે સમજાવ્યું એટલે જસુભાઈનો વ્યવહાર એટલે વ્યવહાર આપણો શુદ્ધ થતો જશે અશુદ્ધિ નીકળતી જાય ચીકણી ચોરીને ચીકણું કરેલું ને એ બધું નીકળી જશે નીકળી જશે કારણ કે વ્યવહારથી રહ્યા ને આપણે સમજી ગયા એટલે જેટલું આપણું વ્યવહારની અશુદ્ધિ નીકળતી જતી જાય એટલું આપણે અંદર દેખતા થયા છીએ શુદ્ધ આત્મા છું એ આપણું દેખવાનું ધીમે ધીમે સ્પષ્ટ થતું જાય સમજાયું સમજાયું બોલો સમજાયું દાદા એટલે વ્યવહારમાં જેટલી અશુદ્ધિ છે એના કારણે અંદર દેખાવાનું એટલી શુદ્ધતામાં જરા ખામીયુક્ત હોય આવરણયુક્ત હોય સમજાય છે સમજાયું હમ વાદળોમાં હોય છતાં ચંદ્રમાં પ્રકાશા હોય છતાં વાદળો હોય એટલે જરા એની મજા ના આવે ચોખ્ખું વાદળ રહિત હોય આકાશ ત્યારે બીજનો ચંદ્રમા કેટલો સરસ હોય હોય કે નહીં એને શિવજીનો ચંદ્રમા કહ્યો શું કહ્યું શિવજીનો ચંદ્રમા શિવ ઓમકારમ બિંદુ સંયુક્તમ બોલો ઓમકારમ બિંદુ સંયુક્તમ ઓમ દોરીએ છીએ તો ઉપર બીજનો ચંદ્રમા દોરીએ છે કે નહીં બોલો ને હા હા કઈ દોરીએ છે ગરામાં કે માથા પર માથા ઉપર હે ઓમના માથા ઉપર કઈ ઓમના માથા ઉપર તમારું માથું નહીં કારણ કે હું શુદ્ધાત્મા છું ઉપર ટપકું કરે છે કે નહીં એ ટપકું કરે છે એટલે હું શુદ્ધાત્મા છું એટલે એમ કહેવાય હવે સમજાયું એટલે હું શુદ્ધાત્મા છું ના વ્યવહાર દ્રષ્ટિથી જશુભાઈ છે એમનું માથું કઈ આવ્યું બોલો વટે સીધે સુભાઈ નું આડે હા તો બીજનો ચંદ્રમા એટલે અહીંયા આગળ ત્રીજું નેત્ર ખુલે એ શિવજીનું હવે સમજ્યા હવે સમજ્યા એ ત્રીજું નેત્ર શું જુએ બધું બધું જુએ એક જ જુએ શું કે કયું એક જ જુએ હા કે ચંદ્રમાનો પ્રકાશ હોય તે બધું ડબલ ડબલ દેખાડે કોઈ દાડો ના દેખાડે બધાને આનંદ આપે છે કે નથી આપતો આનંદ આપે એવું વ્યવહારમાં પછી તમારા જશુભાઈના બધા વ્યવહારમાં સરસ એમ થતું જાય અને ઘરમાં પેલા બેને ખુશ થઈ જાય કે જશુભાઈ બહુ મજા થઈ ગયા હવે ખરેખર એમને તો ખબર પડી ગઈ છે નહીં ઓડોમાં બેઠા હતા ને હા ઓડોમાં હતું કશું ઓઢોમાં આવ્યા હતા દર્શન કરવા માટે તમારે પણ એ હવે જ્ઞાન વિધિમાં બેઠા નથી જ્ઞાન વિધિમાં નથી નથી બેઠા તો તમે એકલા કેમ આયા એમને ફાઇલો છે ને બધી ઉભી કરી છે અરે એવું ફાઇલો ના બોલાય હવે મેં મેં થોડું સોંપી છે કામ એમ કહ્યું હતું ને એ રજા આપી હતી ને એક દાડો આવશે ફરી કોઈ વખત તમે મળશે ગાળામાં બે પૈડા હોય તે નાના મોટા હોય તો સારા લાગે ને સારા લાગે ન હારા લાગે કેમ હદ શું થાય ડોલમ ડોલ થાય હા ગોર ગોળ પડ્યું મારું ચોરસ પડ્યું મારું બે હારા બે હરખા જોઈએ ચોરસ નહીં ગોળ ગોળ રસના બંને પૈડા સરખા જોઈએ પણ છ ગુણા કર્યા હોય તો ચાલે જ ને ના ચાલે ગોળ હોય તો વધારે સારું ચાલે એ વાત સાચી એટલે બે પાછળ હરખા જોઈએ એવું હરખા જોઈએ તો જ મજા આવે એટલે એમને પહેલું જ્ઞાન અપાઈ દેજો હા વહેલામ વહેલું કઈ રહો છો વઢવ ઓઢવના છે ઓઢવ આ તો પેલા બાપુના ગામના પર્યાવરણ મંદિર બન્યું ત્યાં એ બાપુના ગામના આપણે બાપુ ત્યાં ગયા હતા ને બહુ મજાના હતા બહુ સારું સમજતા હતા હા મગનજી બહુ સારું ફેમિલી હા એ બે આજુબાજુના બે ઘર છે ને બહુ સારા ફેમિલી આત્મા હાજર છે તું પોતે વૈષ્ણવ શું કે જૈન શું કે શિવ શું કે ગમે તે હોય કોઈ પણ માન્યતાથી છતાં પણ આત્માની અનંત શક્તિઓ એનો આ આપણને અદભુત આનંદ મળે છે સમજાયું કે સમજાયું એટલે આ બે આજ્ઞા બહુ મુખ્ય છે આપણી વ્યવહાર દ્રષ્ટિની અને નિશ્ચય દ્રષ્ટિની આજ્ઞા એટલા માટે કે વ્યવહારની બધી અશુદ્ધિ એ શુદ્ધ થવાનો ભાગ બાકી છે આપણે પોતાથી એટલા માટે શુદ્ધાત્મ દ્રષ્ટિ મળી છે એટલા કારણે એટલે આ બે આજ્ઞાથી રહેવું પડે અને બે આજ્ઞાની ખૂબ પ્રેક્ટિસ રાખવી પડે સરું સરું છે ને તો બીજ છે ને તાજા બધા સમજાયું ને એટલે આજે બીજનો ચંદ્રમાં ખુલ્લી ગયો છે એટલે એમને કહેવાય કે ઓમ કારમ બિંદુ સંયુક્તમ બિંદુ એટલે હું શુદ્ધાત્મા સહિત જે છે અને વ્યવહાર દ્રષ્ટિથી છે એ જીવતી મૂર્તિ જેવા ઓમકાર છે શું કહ્યું જીવતી મૂર્તિ જેવા ઓમકાર છે મૂર્તિ જીવતી હોય કે ના હોય હોય હે મૂર્તિ જીવતી ના હોય હા ત્યાર પછી હોય કે છે આપતા પુત્રો તો કે ખબર ના પડી મૂર્તિ જીવતી હોય કે ના હોય મૂર્તિ જીવતી ના હોય તો આ જસુભાઈ મૂર્તિ છે જીવતી છે કે ના જીવતી હા એ જીવતી છે એટલે ના હોય કહું તમે જીવતી સાથી કે તમે શુદ્ધ આત્મા છો શું કહ્યું શુદ્ધાત્મા છે શુદ્ધાત્મા મૂર્તિ છે કે અમૂર્ત છે અમૂર્ત છે મૂર્તિ મૂર્ત સ્વરૂપ હોય મૂર્તિ મૂર્તિ એનો આકાર હોય બધું જ હોય એની એની સુવાસ પણ હોય કે તમારી સુવાસ કઈ છે ગુલાબની છે કે મોગરાની જસુભાઈ બેનની સુવાસ કેવી છે ગમે ભાવ એવી છે ના નાકને હારી લાગે એવી છે બેન ફૂલ છે કે પછી શું છે શુદ્ધાત્મા છે જસુભાઈ કેવા છે ફૂલ છે કે પછી શુદ્ધાત્મા જસુભાઈ શુદ્ધાત્મા ક્યાંથી હોય જસુભાઈ તો શરીર છે પણ ફૂલ ખરું જ નહીં કઈ જાતનું ફૂલ છે જુઈ છે કે ચમેલી ના એવું કઈ નહીં પણ ચંપો હશે <laughs> આપણે બધા જુદા જુદા કેમ છીએ તમે બેન જુદા કેમ છો બે એક જ હરખા નથી એના સમજાવ્યું બગીચામાં બધા એક જ જાતના ફૂલ હોય ને અલગ અલગ હોય સાથી તો બગીચો લાગે એમ અને એક જ જાતના હોય તો ના લાગે ના લાગે બરાબર તો શું લાગે ગમે નહીં નહીં ના ગમે ના ગમે કેવું પડે તો આ ઘરમાં તમે બે જુદા છો સારું લાગે કે ના લાગે ના સારું લાગે હે હારે લેવું જોઈએ જ્ઞાન પણ બે ફૂલ જુદા જુદા વાત સારી આવે ને બધી બે જુદા નહીં છોકરા બધા જુદા હોય કે ના હોય જુદા હોય કેટલા છે ચાર કે પાંચ ત્રણ ત્રણ છે સાહેબ ચલો એટલે સમજાયું ને આજ્ઞા ધર્મ આજ્ઞા એ ધર્મ કહેવાય શું કહ્યું આજ્ઞા એ ધર્મ કહેવાય ધર્મ શબ્દ તો આપણે બહુ સાંભળ્યો છે બહુ સાંભળ્યો છે ગીતા આખા ભારતમાં અને વિશ્વમાં ગીતા માટે તો બહુ વખાણ થયા છે પુષ્કર લખાયું છે એમાં ધર્મ બહુ એનું કહેવાયું છે પુષ્કર ધર્મ ધર્મ ધર્મ ધર્મ ધર્મ ધર્મ શું એ ખબર નથી હા એટલે આજ્ઞા એ ધર્મ આજ્ઞા એટલે શું કે બંધનમાં હતા મુક્ત થયા એ બંધનથી મુક્ત થયા હવે મુક્ત થયા જસુભાઈ એટલે મુક્ત સ્વરૂપે જસુભાઈ જીવી શકે એ આજ્ઞા ધર્મ કહેવાય હવે ધર્મ એટલે આ કાળમાં તમે આપણો વ્યવહાર બાકી રહ્યો અશુદ્ધિ બધી છે એટલે શુદ્ધ થવા માટેનો એ પૂરો કરવો પડશે એટલે આજ્ઞા આજ્ઞાધર્મમાં પેલી બે આજ્ઞાઓ મૂકવી પડી શુદ્ધાત્મા પદ પ્રાપ્ત થયું તો કૃપાથી પ્રાપ્ત થયું અને બીજ સ્વરૂપ એટલે પછી એ બીજ સરખી રીતે થઈ જાય એટલે આજ્ઞા આજના કાળ માટે અઘરા કાળમાં આવી સહેલી આજ્ઞા બધાને મળે બહુ પુંસારીઓ છે એટલે મહાપુંસારીઓ કહેવાય કેવા કહેવાય મહાપુણ્યશાળી તમને મહાપુંસારી છે એવું ખબર પડી ખબર પડી બસ તારે એટલે આ પહેલી વ્યવહાર દ્રષ્ટિથી હું જશુભાઈ છું નિશ્ચય દ્રષ્ટિથી શુદ્ધ આત્મા છું વ્યવહાર દ્રષ્ટિથી હું નામધારી છું નિશ્ચય દ્રષ્ટિથી શુદ્ધ આત્મા છું હવે વ્યવહાર દ્રષ્ટિથી જે નામદારી છે એ મનથી શું વાણીથી શું કે કાયાથી શું એ જ્ઞેય અને દ્રશ્ય સ્વરૂપે છે જ્ઞેય એટલે જે જણાય તે શું કહ્યું જ્ઞેય જાણે તે જણાય તે જ્ઞેય જેને કહેવાય જે જાણે તે જણાય જણાય જણાય ને જાણેમાં શું ફેર જાણ્યું એટલે પોતે જાણ્યું અને જણાય એટલે દેખાય તો બે એક કે જુદો જુદા ના હોય આ તો એક કે બધા જાણનારો જુદો હોય અને જણાનારો એમાં જણાતો હોય એટલે હું શુદ્ધાત્મા છું એ જાણનારા અને આ જસુભાઈ બધી રીતના અંદરથી બહારથી બધી રીતે જણાનારા પણ જણાય એ ક્યારે કે જસુભાઈ છું એવું મારા દ્રષ્ટા સ્વભાવમાં દેખાય તો શું કહ્યું જસુભાઈ શું દ્રષ્ટા દ્રષ્ટામાં દેખાય તો હા જીવન એક બોલો લાઈન જલ્દી કોઈ મોટેથી બોલો જીવન એક યોગેશ બોલ જીવન ભલે એકદમ જીવન ભલે એક દર્શન હો બોલો જી

બે એક જ હોય કે જુદા હોય જુદા હોય પણ દર્પણ તો દર્પણ છે પણ શુદ્ધાત્મા દર્પણ છે ના એટલે પોતે જ દેખનારા છે એટલે સ્વયં દેખવાનો પ્રકાશ છે એમનો એ પ્રકાશમય દેખવા સ્વરૂપ દર્શન શક્તિ કહેવાય દર્શન શું કહ્યું દર્શન શક્તિ આપણે દેખવાની શક્તિ હોય તો દર્શન થાય કે ના દેખવાની શક્તિ હોય તો દર્શન થાય દર્શન દેખવાની શક્તિ હોય તો જ થાય ના હોય તો ન થાય અને આંખે આપણને આંખે દેખાતું હોય તો દેખાય કે ના દેખાતું હોય તો દેખાય દેખાતું હોય તો દેખાય તો ના દેખાતું એને શું કહેવાય આંધળા ના ના પ્રજ્ઞા પ્રજ્ઞા એટલે ચક્ષુ પ્રજ્ઞા ચક્ષુ પ્રજ્ઞા ચક્ષુ ચક્ષુ પ્રાજ્ઞ કહેવાય શું કહ્યું ચક્ષુ પ્રાજ્ઞ કાણે ને કાણું કે સારું લાગે ના લાગે હે ના લાગે ન સારું લાગે નામથી કહીએ એને શેને નેણ ગુમાવ્યું એમ કહીએ આપણે પણ તાણું કહીએ સારું લાગે કોઈને ભાઈ આદરા ના આદરા કહેવાય ના કહેવાય એટલે મહાભારત થાય કે ના થાય બોલો ને થાય મહાભારત થાય આગળ થયું હતું એવું ઘણી વખત થયેલું હવે નહીં થાય પણ સાચું ખાતરી રાખજો ધર્મ ખાસ કાળજી રાખજો હવે નહીં થાય હવે ન થાય આવું છે એટલે પેલી બે આજ્ઞા અને ત્રીજી ચોથી તો શાના માટે કે આપણે બહુ જ આ જન્મ મરણના ચક્રાઓમાં હું કરું છું તમે આવું કર્યું તમે આવું કર્યું તારે ને નહીં તો મને કશું જ નહોતું પણ તમે આવી રીતે કર્યું એટલે મને કેટલું એનું દુઃખ થયું શું અને પાછા કરે કે વિશ્વ ને જગત ને આ બધા કે છે આ પાર્લામેન્ટ કરે છે પેલું કરે છે પેલા કરે છે કે છે હું કરું છું આપણે કરીએ છીએ અને પેલાઓ કરે છે હું કરું છું ને કરો મી કહેવાય હું કરું છું કહેવાય કે ના કહેવાય આપણે બધા ભેગા કહીએ કરો મી કરો સી બે બે જણ ભેગા થાય કરો કરો સી કહેવાય સમજાયું કે નહીં તો ઘરમાં બે જણ એવા થાય તો વાસણ ખખડે કે ના ખખડે ખખડે બે જણ કરવા મળે તો ખખડે અને એક જણ ના કરે ને એક જણ કરે તો વાસણ ઓછા તો સારું રે ઉઠતારી <laughs> એટલે ક્લેશ નહીં થાય દાદા હવે ઘરે ક્લેશ નહીં થાય હવે એટલું સમજાઈ ગયું કોણ બોલ્યું જસુભાઈ જાતે બોલ્યા શું વાત કરો છો કલ્યાણ થઈ ગયું તારું તમારું હે ચાલો બહુ સરસ એટલે હું કરું છું આપણે કરીએ છીએ અને બધા બધા કરે છે પેલા કરે છે બધા કરો કરોતી કરોમી કરોસી કરોતી એટલે બધા કરી રહ્યા છે એમ એટલે આવું આપણી ભાષા હતી એ આપણી રોંગ બિલીફ હતી ગલત માન્યતાઓ હતી કે કરવાપણાની કે કરે છે કોણ એ જાણતા નહોતા એના માટે એટલે જ્ઞાની પુરુષના અનુભવોનું તમને આજ્ઞા આપ્યું એટલે અનુભવ પ્રમાણ એને આજ્ઞા પ્રમાણથી આપવું પડ્યું કારણ કે આ કાળમાં હજુ વ્યવહારની અશુદ્ધિ રહી છે એટલે ઘડે ઘડે ભૂલો ચૂકો તો થયા કરશે પરંતુ ધીમે ધીમે ખબર પડશે કે ના આ તો વ્યવસ્થિત શક્તિ કરતા છે શક્તિ વગર એ કઈ ક્રિયા હોય શકે નહીં કોઈ શક્તિ પાવર શક્તિ હોય એ શક્તિથી આ શરીરની ક્રિયાઓ ચાલે કે શક્તિ ના હોય તો કહો શક્તિથી ચાલે કઈ શક્તિ શિવની શક્તિ કે કઈ બીજી કોઈ શક્તિ છે હે બીજી કોઈ શક્તિ છે હા અણુશક્તિ નહીં વ્યવસ્થિત શક્તિ કઈ વ્યવસ્થિત શક્તિ એ શું હશે વ્યવસ્થિત શક્તિથી ચાલે છે એને આંખ હોય કાન હોય કશું હોય છે ના ના એટલે વ્યવસ્થિત શક્તિ કરે છે એટલે કહેવા શું માગે છે કે આપણું જીવન અને જીવનની બધી ક્રિયાઓ ચાલે છે હરેક ક્રિયા ચાલવા માટે મનમાં વિચાર આવે આપણું ચિત્ત અંદર શરીરે કરી નજુક વ્યવહારનું ચીકણું છે ને બધું એ અંદર અંદર બહાર ભટક્યા કરે એ ફર્યા કરે જરા આપણી બુદ્ધિ આજે જસુભાઈની છે એ બુદ્ધિનો પ્રકાશ છે તે જે પ્રકાશ નથી એને માનેલો એટલે એને અજ્ઞા કહેવાય અજ્ઞા પ્રકાશ કેવો અજ્ઞા પ્રકાશ એ બુદ્ધિનો પ્રકાશ અજ્ઞા પ્રકાશ એટલે જ્યાં જ્ઞ એટલે પ્રકાશ એટલે જ્ઞાન હોવું ઘટે ત્યાં નથી અને જ્યાં નથી ત્યાં માન્યું એટલે હું એટલે મારું માનતાની હાથે જ એ બુદ્ધિ આખી પ્રકર પર પ્રકાશે કરીને આ શરીરમાં હોય તો તો આખા જીવનમાં ચાલે ને એ બુદ્ધિ હોય બધું કે કામ કરો તેમ કરો વ્યવહાર આવે બેન એવું કરો આપણે આવું છે આ નજીકનું છે પેલું છે દૂર છે બધું સમજાવે આપણને સમજાયું ને દારૂ નરસું આગળ ખોટ છે અહીંયા નફો છે આવું બધું અંદર તમને કરાવે અને આપણને સલાહ આપ્યા કરે આવી સમજાય છે સમજાય છે અને આપણી ચિત્ત અને પછી અહંકાર આપણો શરીરનો કે હું જશું ભાઈ છું એ બધું ભરે પૂરાઈ ગયેલો ને એ હવે ખાલી થાય છે સમજાયું કે નહીં સમજાયું એટલે આ વ્યવસ્થિત શક્તિ ને આધીન શક્તિ એટલે શું એનું કામ શું તો કે સંયોગો આ મન વાણીને કાયા શું છે સંયોગો છે કે શું છે સંયોગો હે સંયોગ સંયોગો એટલે સમજણ પડી પડી હે પડી દાદા ખાલી થાય એને સંયોગ કહેવાય શું કહ્યું ખાલી થાય તેને સંયોગ કહેવાય સમયોગ શું કહ્યું સમયોગ એટલે સંયોગ કયો એટલે ખાલી થાય છે એ તો કુદરતી પણ એને કુદરતથી ખાલી થાય છે પણ આપણે જાણતા નથી કે આ કુદરતી થાય છે એટલે આજ્ઞા આપી કે વ્યવસ્થિત શક્તિ કરતા છે આમ તો જગત નિયંત્રણ વ્યવસ્થિત શક્તિ કયું એટલે જગતને ચલાવનારી વ્યવસ્થિત શક્તિ એમ કહીએ એટલે જગત તો બહુ વિશાળ છે ને બધું સૂર્ય ચંદ્ર તારા ભરતી ઓટ દિવસ રાત આ બધું જ ગ્રહ મંડળ નક્ષત્ર મનુષ્યો જીવન પ્રાણી સૃષ્ટિ આ બધી વનસ્પતિ આ બધું જગત ખરું કે નહીં ખરું હા ખરું એટલે આપણે તો અહીંયા છીએ એટલા પૂરતું જ સમજીએ ને આપણે હે દેવો જોડે ઓળખાણ છે તમારે કોઈની જોડે કોઈની જોડે નથી હે ના દેવો જોડે નથી ઓળખાણ પણ શુદ્ધાત્મા દ્રષ્ટિથી ખરું ને હા ના શુદ્ધાત્મા જોડે ઓળખાણ થઈ શુદ્ધાત્મા દ્રષ્ટિથી એટલે દેવો ખરા પણ શુદ્ધાત્મા ખરા નહીં જોડે જોડે ખરા સાચું કોને સાચી છે હવે સમજી ગયા નરક હોય એમાં શું છે શુદ્ધાત્મા દ્રષ્ટિ ખરી જ નહીં ખરી નરકના જીવો કહેવાય સમજાયું ને સમજાયું અને મોટી એમને શિક્ષા હોય બધી બહુ કઠિન શિક્ષા હોય અને દેવોને સુખ હોય બધા આરામ સુખ બધું સમજાયું સમજાયું અને મનુષ્યોને બે બાજુ દૂધ ને દહીંમાં પગ રાખવાનો એવું કેવાનું ખરું કે નહીં ખરું એવું એવું લખાય એવું ના રખાય હા વ્યવહાર એટલે વ્યવહાર ને હું નિશ્ચય શુદ્ધ આત્મા બે હવે જુદું જુદું રહે એમાં ક્યાં એકબીજાને ઝઘડો પડે જસુભાઈ ને શુદ્ધાત્મા તરીકે રહેવામાં તમારે ઝઘડો થશે અંદર નહીં થાય અને હશે તો સમી જશે સાચું કહો છો સાચું કહું છું તમારે પેલા ઘરે હોય ગુરુજી એમનામાં તમે શું જોશો શુદ્ધાત્મા એમ પણ તમારા જેવું નહીં જુઓ ના સાચું કહો છો સાચું કહું છું પણ બોલવાનું કે પછી સમજવાનું સમજવાનું ત્યાં તો દયા થઈ ગયા તો હા ત્યારે આ બધી આજ્ઞા કેવી છે અંદરથી સમજવાની છે એટલે જેમ જેમ સમજતા જઈએ કે આ જસુભાઈ છે વ્યવહારથી છે હું નિશ્ચય શુદ્ધ આત્મા છું એમ એમ જસુભાઈનો વ્યવહાર ચોખ્ખો થતો જશે અને બહાર પણ બીજાના વ્યવહાર આપણને પહેલા હું જ જસુભાઈ છું એ રીતે દોષવાળા લાગતા હતા સમજાયું ને એટલે જ્ઞાન ત્યાં ભૂલ ને દોષ કે બધું બહાર જોવાનું હતું હવે તમને નહીં દેખાય બહાર પણ વ્યવહાર વ્યવહારથી તમને સમજાતા જશે અને શુદ્ધાત્મા છે એટલે શુદ્ધાત્મા છે એ તમે દેખાય બધો વ્યવહાર આખો વ્યવહારથી દેખાય સમજાયું સમજાયું એટલે તમારે કોઈનો દોષ જોવાનું નહીં બને સમજાય છે સમજાય અને એના કારણે સહેજા સહેજ દરેકમાં કંઈનું કંઈ ગુણ હોય જ તે ગુણ ઉપર દ્રષ્ટિ રહ્યા કરશે તમારી અને જસુભાઈમાં દોષ ઉપર દ્રષ્ટિ રહેશે આ શુદ્ધાત્માનો આપણે પ્રાપ્તિ થઈ એનો મોટા મોટો લાભ સમજાયું સમજાયું હે કારણ કે પ્રકાશ થયો ને પ્રકાશ થયો એટલે અંધારામાં ગમે તેવું હોય તો ધીમે ધીમે ધીમે એકદમ તો નહીં દેખાવા લાગે કારણ કે હજુ ઝાંખો પ્રકાશ છે ને એટલે ધીમે ધીમે બધું દેખાવા લાગશે તમને હવે સમજાવું જેવું દેખાવા લાગે તેવું ખૂંચવા લાગે અને ખૂંચે એટલે જાણીએ કે આનું કંઈક ઉપાય કરવો પડે સમજાયું ને એટલે એની પડીકી લેવી પડે ફાંકી કરવી પડે એવું કે આ ક્યાં થયું આવું આ તો અજ્ઞાનમાં અને અંધારામાં થઈ ગયેલું એટલે આપણને ના પોસાય આવે એટલે હું શુદ્ધાત્મા છું એ રીતે સમજાયું જસુભાઈ આ કેમ કરીને પોસાય જસુભાઈ તમે તમારી રીતે ચોખ્ખા થઈ જાઓ કે એટલે જસુભાઈ પછી ભગવાન શુદ્ધાત્મા ભગવાન આગળ ચોખ્ખા થાય ભગવાન દિવસના અનુભવમાં જસુભાઈ ચોખ્ખા થઈ ગયા દાદા તમાકુ જે ખાતા હતા એક જ દાડામાં ભૂલી ગયા જસુભાઈ હા તમે નથી ભૂલ્યા જસુભાઈ ભૂલી ગયા હા તેમને છૂટી ગઈ છૂટી ગઈ હા તમારે છોડવી ના પડી છોડવી ના પડી હા હું ને મારાથી છૂટી જવાય ત્યાર પછી જસુભાઈનું જે કઈ હોય તે ધીમે ધીમે ધીમે ખરી પડે બધું ખરી પડે ખરા કે ના પડે એમાં કઈ કાઢવું પડે થોડું આવું ચાલે એટલે વ્યવસ્થિત શક્તિ કરતા છે અને હું જસુભાઈ છું તો ફાઇલ થઈ ગયું હવે શું પડોશી ધર્મ એટલે ફાઇલ ફાઇલ શબ્દ મૂક્યો છે એને એટલે આપણે જે નહીં અને આપણી જોડે છે જોડે જોડે એટલે એને ફાઇલ શબ્દ મૂક્યો નહીં તો લોકો શું કે કરમ છે ને આ છે ને તે છે જાત જાતની રીતે ગરબડ ફાઇલ શબ્દ બહુ મૂકતો છે ફાઇલ શબ્દ બોલતાની સાથે જ આપણે છૂટું રહ્યા કરે છૂટું રહે અને બહાર એટલે ફાઇલ શબ્દ બોલવા માટે નહીં પણ સમજવા માટે આજ્ઞા ધર્મ આખો સમજવાનો છે એ ક્રિયાનો અને કરવાનો ધર્મ નથી શું કહ્યું ક્રિયા કરવાનો ધર્મ નથી કારણ કે ક્રિયાને ક્રિયાને કરવા માટે તો છૂટી ગયા અને ક્રિયાઓ તો બન્યા કરે છે પણ બન્યા કરે છે એમાં આપણે શુદ્ધાત્મા થયા એટલે આપણા પ્રકાશમાં દેખાયા કરે જણાયા કરે સમજાય સમજાય અને એ રીતે સમજ સમજાતું જાય આપણને કે સરસ આ તો પછી આનંદ આનંદ વધતો જતો જાય આનંદ તો આટલો આનંદ તો કોઈ દિવસ નતો દાદા સવારે ઉઠો ને એટલો ખુશ આ એકલા જ બોલે છે તમે બધા બોલો છો અને આ બાજુ એટલે ફાઇલોનો સંભાળ નિકાલ ફાઇલોનો સમભાવે નિકાલ સમજાયું કે નહીં સમભાવે એટલે વિષમ જે આપણને હું જસુભાઈ છેના કારણે અંદરથી વિષમતા રહેતી હતી બધું ગમે તેટલું સારું ઈચ્છીએ છતાં પણ બે ભરમૂન બે સ્વાદવાળું રહ્યા કરે અંદર અને બહાર બધું એવું દેખાયા કરે એટલે વિષમતા નીકળી જશે એટલે પહેલી અંદરમાં આપણે પોતે વિષમ પરિણામ ઉભા થાય નહીં સંભાવ નિકાલમાં આજ્ઞા એ દઈ કરીને અને આપણા નિમિત્તે બીજા કોઈને વિષમ પરિણામ ઉભા ના થાય એટલે દુઃખદાયી સમજાયું કે નહીં એટલે પોતે પોતાનું દુઃખ ના દઈએ અને બીજાને દુઃખ આપણાથી ના પહોંચે સમજાયું પોતે પોતાને દુઃખ ના દે તો જ બીજાને દુઃખ ના દેવાનું એ નિમિત્ત બની શકે નહીં તો ના થઈ શકે આપણે દુઃખ કોઈ દેતું નથી કઈ એ વસ્તુ નથી લેવા દેવાની પણ સહેજા સહેજ એકબીજાથી દુઃખ થઈ જાય છે થઈ જાય છે કે નહીં આ બહુ સમજવાનું છે ખ્યાલ આવ્યો ને અને પછી આવું જ આજ્ઞાથી રહીએ આપણે એટલે હું શુદ્ધ આત્મા છું એ આપણે પ્રાપ્ત થયું એટલે હું જસુભાઈ છું એ આખી ચોપડી બંધ થઈ ગઈ વ્યવહારની હિસાબની ચોપડી સમજાયું કે નહીં એ ખાતું ચોપડી બે બંધ થઈ ગયું એટલે કઈ જસુભાઈ ના રહે એવું નહીં જસુભાઈ તો છે જ પણ એ ચોપડીનો આવો આખો હિસાબ આપણા ખાતે ના રહ્યો એ તો વ્યવસ્થિતના હિસાબે વ્યવસ્થિત ખાતે ચાલ્યા કરવાનો જે હોય તે એટલે જસુભાઈ જે કંઈ બને તે એ વ્યવસ્થિત ખાતે નાખી દેવાનું શું કહ્યું સમજાય છે કે ના સમજાય અરે પૈસા ગયા તોય નાખી દેવાય બેંકમાંથી લાયા ચોર લઈ ગયો તો બેંક ખાતે જમા કરવાના સમજાયું ને અને વ્યવસ્થિત ખાતે ઉતારી દેવાના એટલે કોઈની પાસે આપ્યા હોય ને બે ચાર વર્ષથી આવતા ના હોય તો કોઈ હવે શું મન થયું કે એમનું મેં રાખે સારું ના કહેવાય મારી પૈસા છે આપી આવવા જોઈએ એકદમ ખબર ના પણ વહેલા આવી જાય કે હલો તમારી પણ પેલા દસ હજાર મેં લીધા હતા ને આટલા વર્ષે પણ વ્યાસ તો નથી આપી શકતો પણ આવ્યા છે હું આપું મને થયું કે આ જસુભાઈ બહુ સારા માણસ આપવા આવ્યા એટલે એને કરવા આપણા નહીં જમા કરવાના પણ વ્યવસ્થિત ખાતે જમા કરવાના એટલે વ્યવસ્થિત ખાતું ચાલશે તમારું હવે સમજ્યા બોલો સાથી કે હું શુદ્ધાત્મા છું એટલે શુદ્ધાત્માનું ખાતું ખુલ્લું થઈ ગયું એટલે શુદ્ધાત્માના ખાતે આજ્ઞાધર્મથી રહીએ આપણે વ્યવહાર દ્રષ્ટિથી નિશ્ચય દ્રષ્ટિથી અને આ બીજી ત્રીજી ચોથી આજ્ઞા તો શુદ્ધાત્માનું ખાતું ભરાતું જાય શુદ્ધાત્માના ખાતામાં ઉધારી હોય કે ના હોય હોય કેટલી ઘણી બધી હોય શુદ્ધાત્માના ખાતામાં ના જસુભાઈના ખાતામાં તમે મને સમજાવ્યું નહીં તમે ના શું પૂછ્યું તું શુદ્ધાત્મામાં ઉધારી હોય કે ના હોય તમે શું જવાબ આપ્યો હોય કેવી રીતે હોય શુદ્ધાત્મામાં શુદ્ધાત્મામાં એટલે અત્યારે અમને તો ખબર પડી દાદા જે બાકી હોય એ તો હશે ને <laughs> અમે અચાનક શુદ્ધાત્મા ઓળખતા નતા એટલે પણ બરોબર છે પણ શુદ્ધાત્માને કદમ ઉધારી હોય જ નહીં ને બોલો હોય મને એવું સમજાય છે હોય એમ શુદ્ધાત્માના ખાતા શુદ્ધાત્માના ખાતે ઉધારી હોય એમ કેવી રીતે કેમ કે મને હજુ ગઈકાલે મને ભાન હજુ જમા થયું નથી જેમાં જે ઓછું થયું એટલે એનો ઉધાર સમજો છો બહુ હોશિયાર છે ઉત્તમ શાહ ના હોય એટલે તમને જરાક એમાં લોભ લાગે સુલતાન કોચ ભરાયા બહુ વધારે ભરાય સારું એમ સારું કે ખોટું ખોટું નું ખાતું ભરાય ખોટું સારું શુદ્ધાત્માનું સારું એટલે શુદ્ધાત્માના વહી ખાતામાં રકમ જમા કરવી કહ્યું ને એમાં તો એક જ જમા સાઈડ જ હોય બીજી હોય જ નહીં હવે સમજાયું પણ વ્યવહારના ખાતામાં જસુભાઈનું ખાતું જે વ્યવહારનું બધા જ વ્યવહારના ખાતામાં જમાનું ઉધાર બે હોય એટલા માટે બેંકમાં બે કોલમ રાખે છે રાખે છે કે નહીં કે એક જ રાખે બે રાખે હે બે રાખે બેંક આપણે પૈસા લઈએ તેમ ઉધારનું કામ રાખ્યા કરો વાંધો નહીં એક જ કોલમ રાખો તો રાખે ના પૈસા જો આવી રીતે શરત મૂકો ને

ખાલી તો બેંક ખાલી રહે આપણે સારા થઈએ પણ આપણો જમા કરાયો તો આપણને આપણને પણ જમા ના કરાવીએ અને લયા કરીએ તો ખાલી થઈ જાય પણ પછી વધારે લઈએ તો આપે નહીં ને બેંક આપે નહીં હોય એટલું આપે એમ અને શુદ્ધાત્મા કરતા બહુ ના થાય નહીં ના શુદ્ધાત્માના ખાતાની કાળજી રાખવાની એક બોલો પણ આજ્ઞાની સરસ તો થોડું પાણી આપો સવારે બધા ચરણવિધિ અહીંયા નિશ્ચય વ્યવહાર ચરણવિધિ બોલાવી હતી ને અહીંયા હે રોજ સવારે આ એક વખત આવશ્યક કહેવાય છે આવશ્યક એટલે કે આપણે કરતા બણાથી છૂટ્યા એટલા માટે હવે વ્યવહારથી આ વ્યવહાર બધો ચોખ્ખો થતો જાય એના માટેની આ ચરણવિધિ છે નિશ્ચય વ્યવહાર નિશ્ચય એટલે શુદ્ધ આત્મા વ્યવહાર એટલે નામધારી એટલે નામધારી આ વિધિ કરે છે એ નામધારીનું બધો વ્યવહાર ચોખ્ખો થવા માટે હવે સમજી ગયા કે જેથી નિશ્ચિત શુદ્ધાત્મા દ્રષ્ટિએ કરીને આપણું જોવાનું ચોખ્ખું થતું જતું જાય અને એટલા માટે આપણને સમજાતું જતું જાય જણાતું બધું જ સમજાય છે કે નહીં એટલે આપણો જ્ઞાન સ્વભાવ દર્શન સ્વભાવ જ્ઞાતા સ્વભાવથી દર્શન દ્રષ્ટા સ્વભાવથી આપણને બધો જ વ્યવહાર ચોખ્ખો થતો જાય અને આપણી શક્તિઓ ખીલતી જતી જાય આપણું સુખ વધતું જતું જાય આનંદ બધો વજમાન વધતો જતો જાય અને સચ્ચિદાનંદ સ્વરૂપ એની મેતે રહ્યા કરે સમજ્યા જય સચ્ચિદાનંદ ચાલો જ્ઞાન પાંચ આજ્ઞામાં જ્ઞાન પાંચ આજ્ઞામાં જ્ઞાન પાંચ આજ્ઞામાં જ્ઞાન પાંચ આજ્ઞા પાંચ જ્ઞાન દીક્ષા આજ્ઞા પાંચ જ્ઞાન દીક્ષા ખુલ્લ ફોડ મોક્ષ માર્ગ ખુલ્લ ફોડ મોક્ષ માર્ગ ચૂકવાથી આવે શિક્ષા ચૂકવાથી આવે શિક્ષા બુદ્ધિ તર્કે વિશ્વ માર્ગ બુદ્ધિ તર્કે વિશ્વ માર્ગ જ્ઞાન પાંચ આજ્ઞામાં જ્ઞાન પાંચ આજ્ઞામાં સ્થૂળ સૂક્ષ્મ વાણી નાયક सूक्ष्मवाणिनाय संयोगोज पराधीन संयोगोज पराधीन संयोगी पुरावा करता संयोगी पुरावा करता नैमितिक भमरडोहिन नैमितिक भमरडोहिन ज्ञान पांच आज्ञा ज्ञान पांच ક્રમાક્રમ નિવૃત્તિ હાનિ ક્રમાક્રમ નિવૃત્તિ હાનિ વ્યવસ્થિત સત્તામાં વ્યવસ્થિત સત્તામાં ઈચ્છવાસનાની રકમ ઈચ્છવાસનાની રકમ ઉભે જગત ખાતામાં ઉભે જગત ખાતામાં જ્ઞાન પાંચ આ જ્ઞાનામાં જન્મથી તે મોત સુધી જન્મથી તે મોત સુધી દેહ કર્મ ફરજિયાત દેહ કર્મ ફરજિયાત ચોટ ખેંચે રાગ દ્વેષે ચોટ ખેંચે से जगतगामी भावोपास जगतगामी भावोपास ज्ञान पाच आज्ञामा ज्ञान पाच आज्ञामा मारु કહ્યું તેજ ચોટ્યું મારું કહ્યું તેજ ચોટ્યું ફાંસી આવે ગળામાં ફાંસી આવે ગળા બહુ વર્ગી પડે લફરા બહુ સંવિકલ્પી દ્વિધામાં સંવિકલ્પી દ્વિધામાં જ્ઞાન પાંચ આજ્ઞામાં જ્ઞાન પાંચ આજ્ઞામાં જીવતો મરતો કો નથી જીવતો મળતો કોઈ નથી જ્ઞાનીઓની ભાષામાં જ્ઞાનીઓની ભાષામાં પ્રતિષ્ઠિત આત્મા જીવે પ્રતિષ્ઠિત જીવે ભ્રાંતિ રસના સાધામાં ભ્રાંતિ રસના સાધામાં જ્ઞાન પાંચ નામાં જ્ઞાન શક્તિ નથી અવસ્તુઓ શક્તિ નથી અવસ્તુઓ કાળાધારે મૂલ્યાંકન કાળાધારે મૂલ્યાંકન આજે સારું કાલે ખોટું આજે સારું કાલે ખોટું બુદ્ધિવાળું ડાહા પણ બુદ્ધિવાળું ડાહા જ્ઞાન પાંચ આજ્ઞામાં જ્ઞાન પાંચ આજ્ઞામાં આપણા જ હિસાબ છે આપણા જ હિસાબ છે આપણા જ ફાળામાં આપણા જ ફાળામાં ડખા વગર ખાઈ ज्ञान ज्ञान ज्ञान करुणाति ज्ञान ज्ञान करुणाति मोक्ष मार्ग खुलियो मोक्ष मार्ग खुलियो महामौन आशिषोति महामौन आशिषोति सहज विश्व भूलियो सहज કુલિયો જ્ઞાન પાંચ આજ્ઞામાં જ્ઞાન પાંચ આજ્ઞામાં સર્વ અંતરાયો તૂટે સર્વ અંતરાયો તૂટે સિદ્ધ આત્મરમણામાં સિદ્ધ આત્મરમણામાં આજ્ઞા એ જ તપને ધરમ આજ્ઞા એ જ તપને ધરમ વર્તે જ્ઞાનામાં વર્તે મોક્ષ આજ્ઞામાં જ્ઞાન પાંચ આજ્ઞામાં જ્ઞાન પાંચ આજ્ઞામાં એમનેમ આશ્ચર્ય એમનેમ આશ્ચર્ય રાત દાડો વધે છે રાત દાડો વધે છે નિકાલી દુકાન માએ નિકાલ દુકાનમાં દાદા જ્ઞાન મળે છે દાદા જ્ઞાન મળે છે જ્ઞાન પાંચ આજ્ઞામાં જ્ઞાન પાંચ આજ્ઞામાં સ્પષ્ટ શુદ્ધ ચિત્ત થતા સ્પષ્ટ શુદ્ધ ચિત્ત થતા તત્વ દ્રષ્ટિ ઉપયોગ તત્વ દ્રષ્ટિ પ્રકૃતિના ગુણ જુદા પ્રકૃતિના ગુણ જુદા ભિન્ન ગુણ આત્માના ભિન્ન ગુણ આત્માના વ્યવહારે ધર્મ ધ્યાન વ્યવહારે ધર્મ ધ્યાન શુક્લ ધ્યાન સમજમાં શુક્લ ધ્યાન સમજમાં જ્ઞાન પાંચ આજ્ઞામાં જ્ઞાન મસ્ત શુદ્ધ ચિત્ત થતા દ્રષ્ટિ તત્વ દ્રષ્ટિ ઉપયોગ તત્વ દ્રષ્ટિ ઉપયોગ અવસ્તુને દેહને અવસ્તુને દેહને શુદ્ધજ્ઞાને સિદ્ધયો જ્ઞાન સિદ્ધયો જ્ઞાન પાંચ આજ્ઞામાં જ્ઞાન પાંચ આજ્ઞામાં ગનેગારી નિર્જર છે ગને ગારી નિર્જર છે જો જાણે મુક્તાત્મા કોઈ જાણે મુક્તાત્મા યથાર્થ જ્ઞાન સ્વરૂપ યથાર્થ જ્ઞાન સ્વરૂપ દાદા મહામુક્તાત્મા દાદા મહામુક્તાત્મા જ્ઞાન પાંચ આજ્ઞામાં જ્ઞાન પાંચ આજ્ઞામાં જ્ઞાન પાંચ આજ્ઞા પાંચ આજ્ઞાના કોણ છે હા શું નામ ઉષા ઉષાબેન હા અમદાવાદથી આવું છું હા બોલો બોલો રાત્રે શુદ્ધાત્મા શુદ્ધાત્મા કરતા તો સુઈ ગયા હતા બોલો અવાજ કરી બસ હવે બોલો બોલો રાત્રે શુદ્ધાત્મા શુદ્ધાત્મા કરીને સુઈ ગયા હતા રાત્રે શુદ્ધાત્મા શુદ્ધાત્મા કરીને હતા સવારે ઉઠ્યા ત્યારે રહ્યું કે શુદ્ધાત્મા છું પછી પછી આખા હોલમાં બધા મહાત્માઓ બધા સુતા હતા તો બધામાં શુદ્ધાત્મા દેખાયા પછી અહીંયા આવ્યા ત્યારે પણ બધામાં શુદ્ધાત્મા દેખાયા નાસ્તો કરવા લાઈનમાં ઉભા હતા ત્યારે પણ બધામાં શુદ્ધાત્મા દેખાયા બધું એટલે એનો મતલબ શું થયું કે આ એનું બીજ પડ્યું હતું એ ફૂટી નીકળ્યું અને પ્રતિતિ સ્વરૂપે પ્રતિતિ પ્રતિતિ કોને કહેવાય કે વ્યવહારમાં બહુ જુદી રીતે સમજીએ છીએ આવતી જતી એને સમજીએ છીએ શ્રદ્ધા પ્રતિતિ એવું કહીએ છીએ પણ પ્રતિતિ ખરેખર કોને કહેવાય કે કાયમની હોય એને સમજાયું ને એક વખતે પ્રતિતિ ખુલ્લી થઈ ગઈ પછી એ પ્રતિતિ રહ્યા જ કરે જ્યાં સુધી એ આપણું લક્ષ પાકું ના કરે હું શુદ્ધાત્મા છું બધા વ્યવહારમાં આજ્ઞાધર્મથી એ લક્ષ જેમ જેમ પાકું થતું જાય તેમ તેમ અનુભવનો સ્વાદ આવતો જતો જાય એટલે અનુભવ લક્ષ પ્રતીતિ એવું કહેવામાં આવે છે અનુભવનું પ્રમાણ આવી રીતે ત્રણ રીતે છે સમજાયું કે નહીં કે પ્રતીતિ સ્વરૂપે તમારામાં ફિટ થઈ ગયું છે અને ધીમે ધીમે જેમ જે વ્યવહારમાં આજ્ઞાધર્મથી આગળ જશો તેમ તેમ આ લક્ષ જે બેસી લક્ષ તમને પ્રાપ્ત થયું છે એ આખું તમને મન માન્ય કાયાથી જ્ઞેયને દ્રશ્ય સ્વરૂપે તમારા જ્ઞાતા દ્રષ્ટા સ્વભાવથી એ લક્ષ આખું મજબૂત થતું જશે સ્થિર થતું જશે ના એ તો ધીમે ધીમે છે આ તો શરૂઆત છે એટલે આજે બીજનો ચંદ્રમા છે એટલે આ તો બીજનો ચંદ્રમાં પ્રકાશ છે એને કળા કહેવાય છે ચંદ્રની એટલે કે દર્શનની કળા કહેવાય છે દ્રષ્ટા સ્વભાવની એટલે આપણી દ્રષ્ટિ જે છે જે દ્રશ્યમાં એકાકાર હતી કે હું જ જસુભાઈ હું જ શું નામ કહ્યું ઉષાબેન તેમાં એ દ્રષ્ટિ ત્યાંથી ખસેડી ત્યાંથી અને તમારો સ્વભાવ કે હું કોણ છું શુદ્ધ આત્મા છું એ તમે દ્રષ્ટા જોનારા એટલે દ્રષ્ટામાં તમારી ફિટ કરી દીધી છે એટલે તમે દ્રશ્યના દ્રષ્ટા થયા સમજાયું ને અને જ્ઞાન તમને ભેદ જ્ઞાનથી પ્રાપ્ત થયું અને જ્ઞાન પાકું કરવા માટે આપણે આ નિશ્ચય વ્યવહાર ચરણ વિધિ કાપી છે તમને સમજાયું ને કારણ કે તમે વ્યવહારમાં તમારી દરેક પોતાના રીતે રહેવાના એટલા માટે વ્યવહારની વિધિ આપવી નિશ્ચય વ્યવહારની વિધિ આપવી પડે છે એ નિશ્ચય વ્યવહારની વિધિમાં અમારે રહેવું જ પડે ફરજિયાત અમારે રહેવું પડે જો તમે બરોબર હૃદયથી કર્યા કરો તો તમને પૂરો લાભ મળે અનુભવ પણ થાય કે તમે ગમે ત્યાં હું ગમે ત્યાં આવું છતાં અમારો હવાપણાનો અનુભવ થાય તમને હવે સમજાયું આવી રીતે હરસફરસ બધા અને એકબીજાનો અનુભવ થાય આ બહુ બહુ એટલા માટે આવશ્યક કહ્યું આવશ્યક એટલે કરવા જેવું આવશ્યક નહીં પણ કરવા કરવાપણામાંથી બધા છૂટ્યા છીએ એટલે છૂટેલા રહેવા રહેવાપણાનું આ આપણી અદભુત વિધિ કહીએ ને વિધિ વિધિ શબ્દ બહુ મોટો છે છૂટાપણે થયા ને છૂટા થયા તો છૂટાપણે રહી શકીએ એ વિધિપૂર્વક આ રીતે છે સમજાયું એટલે ખાસ જોજો તમે બહુ આનંદ એવું પ્રતીતિ થઈ છે અને આ પ્રતીતિ કઈ ક્ષાયક એટલે અનુભવ કરાવીને જ છોડે તમને અને કેવળ જ્ઞાનથી તો કરી અને છેલ્લામાં છેલ્લી મુક્તિ કરી દે અને સિદ્ધ ભગવાન સિદ્ધ ગતિ તમને પ્રાપ્ત કરાવી દે સમજાયું એટલે ક્ષાયક પ્રતિતિ એટલે કે શું કે મોહ બધો કે હું જ ઉષાબેન હું જ જસુભાઈ એ પોતે પોતે જ દ્રશ્ય ને પોતે જ દ્રશ્ય દ્રશ્ય સ્વરૂપે પોતા દ્રશ્યને દેખનારા એટલે દેખનારા દ્રશ્ય બે એકાકાર હતું સમજાય છે તો શું થાય બધું ડબલ ડબલ દેખાયા કરે એટલે એમાંથી નીકળાયા જ નહીં કોઈ દાડો જન્મ મરણના ચક્રાવામાંથી પરંતુ આ દ્રષ્ટા સ્વભાવ આપણો ખુલ્લો થયો છે એટલે આપણે દ્રશ્યના જોનારા એટલે મન માણીને કાયામાં એટલે મનના વિચારો બધા આવતા હોય એ વિચારો જો આપણે અંદર દેખાતા જ જતા જાય કે આ વિચારો આવા આવ્યા તેવા આવ્યા બધું આવ્યું સમજાયું વાણી બોલાતી હોય તે આપણને જોઈએ કે આ વાણી આવી બોલાય તેવી બોલાય પણ આવું અને આપણાથી અંદર અસર થઈ બીજાને આપણી અસર થાય બધું આપણને સમજાય અને કાયાથી બધું અને જેટલું દેખાય એટલું જ્ઞાનમાં જણાતું જાય જ્ઞાન વગર દર્શન હોય જ નહીં દર્શન છૂટું નથી હોતું એકલું એ જ્ઞાન થયા પછી દર્શન ખુલ્લું થાય પહેલું અને જેમ જેમ દેખવાનું ચોખ્ખું થતું જાય તેમ તેમ જ્ઞાન આખું એનું ખુલ્લું થતું જાય આપણે ચંદ્રમા જોઈએ છીએ તો ચંદ્રમાનો પ્રકાશ સૌમ્ય હોય છે પરંતુ આપણે બધા ખગોળમાં બધા જાણે છે બધા કે ચંદ્રમાનો પ્રકાશ એ સ્વયં એટલે કે એ સૂર્યનો પ્રકાશ પ્રતિબિંબિત થઈ અને એ આપણને પ્રાપ્ત થાય છે હવે સમજાયું સૂર્યનો સીધો પ્રકાશ આપણાથી એકદમ તો ના ઝીલી શકાય એટલે આવી રીતે જોવાના પ્રકાશથી આપણા વ્યવહારમાં કામ કરીએ આપણે તો આપણે અંદર આપણો જ્ઞાન પ્રકાશ ખુલ્લો થતો જાય એટલે અંદરથી જ્ઞાન પ્રકાશ એટલે શું કે બધી જ અંદર અશીતળતા હોય એને શીતળ કરતો જતો જાય સમજાયું કે એ તપ તપ વગર ના થાય અંદર તપનો ભાગ આવે છે એટલે કે ના ગમવા પણ ખાસ કરીને અને પ્રતિકૂળ સંજોગો બધા હોય જીવનના વ્યવહારના બધા ચીકણા એ બધા સંજોગોમાં આપણાથી રહેવાય નહીં સહેવાય નહીં એવી પરિસ્થિતિ હોય છતાં અંદરથી હું શુદ્ધાત્મા છું હું વ્યવહારથી છું હું શુદ્ધાત્મા છું અવ્યવહારથી જસુભાઈને કહ્યું સાહેબનું સમજ્યું કે હું શુદ્ધાત્મા છું એમ રહીએ ધીરજ રાખીએ થોડી અને એ પ્રમાણે અમારી પસાર થવાય એનો ગાળો ગમે તે હોઈ શકે થોડી સેકન્ડ હોય થોડી મિનિટ હોય જરાક દસ મિનિટ હોય કલાકે રહે એ તો બહુ ઉત્તમ કહેવાય સમજે ધીમે ધીમે આવશે શરૂઆત થશે એટલે અંદર બધું હૃદય તપી જાય બધું આપણું અંદર આપણે સહન ના થાય એ પરિસ્થિતિ થાય અને છતાં ધીરજથી આપણે એમાંથી પસાર થવા માંડીએ હું શુદ્ધાત્મા છું દ્રષ્ટિએ આપણે રહેવાયું ના રહેવું જોવાની જરૂર નથી તમારે હું શુદ્ધાત્મા છું નિશ્ચયની નથી બસ એટલું જ એટલે રહેવાય જ કહેવાય એને તો એમાંય તપ થયા વગર રહે જ નહીં એટલે તપ એટલે ગરમ થવું એવું નહીં સમજાયું ને પરંતુ અંદર આપણને આપણા અજ્ઞાનના અંધારામાં જે બધી આ ત્રિવિધ તાપ બધો તાપ છે ને અવ્યાબાદ સ્વરૂપ આપણું સ્વરૂપ છે અને બાધા પીડાવાળું છે એ તો બધું એ બધો તાપ છે એ શમન થતો જતો જાય ખ્યાલ આવ્યો એટલે હું શુદ્ધાત્મા છું એ રહ્યા કરતું હોય એટલે તેમાં એ આખી હવનની ક્રિયા ચાલે બધી એ હવનની ક્રિયામાં કદાચ બધું તમને બહુ ખેંચાવે અરે શુદ્ધાત્મા છું પણ વ્યવહારથી આમ રહેવું પડશે ને જશુભાઈ શું કરશો તમે હા બરોબર છે જશુભાઈ એ તમારું છે પણ એમાં તમારું આ માનેલો ભાગ કે તમે મારું એમ કહીને પોતા ચીકણું કર્યું હતું ને એને સ્વાહા હું જોઉં છું જાણું છું એટલે એવી રીતે નાખવાનું અંદર સમજાય છે કે નહીં એટલે આપણા જોવા જાણવાના રૂપ આપણા હવનમાં અગ્નિમાં બધું ઉમેરાય અને અગ્નિ પ્રદીપ્ત થાય અગ્નિ અગ્નિ એટલે શું કે બધું ગરમી ને બધું ધૂંધવ સ્વભાવ હોય ને એને શીતળ કરીને સમાવી દે બધું સમજાય છે એટલે તપ થયા વગર રહેશે નહીં એટલે કહ્યું આજ્ઞા એ તપ છે ધર્મ છે અને આજ્ઞા એ તપ છે શું બોલો આજ્ઞા એ ધર્મ છે અને આજ્ઞા એ તપ છે તપ એટલે કષ્ટની ક્રિયાઓ નહીં પરંતુ જ્ઞાતા દ્રષ્ટા સ્વભાવથી શુદ્ધાત્માએ કરીને જે બધી અંતઃકરણની અંતરમાં અને બાહ્યકરણની બહારમાં અને તેની અસરોમાં જે બધી ક્રિયાઓ ચાલતી રહે છે એ ક્રિયાઓને ગમતી કે ના ગમતી બધાને જોયા કરવી જાણ્યા કરવી ધીરજથી અને એ બધી ક્રિયાઓના શમન થાય ત્યાં સુધી આપણે અંદર આ પ્રમાણે રહ્યા કરવું એ બધું તપ કહેવાય આ તો અને ધર્મ બધી નાની નાની વાતો મોટા ભાગમાં તો ધર્મ જ હોય પણ અમુક વિશેષ સંજોગોમાં તપ ઊભું થયા વગર રહે જ નહીં અંદર સમજાયું એટલે એ ખાસ છે તમારું એટલે બહુ સારો તમારો અનુભવ છે બધાને અનુભવ સમજાયું બધાને આ કોને આપ્યું છે વિજય કલકત્તાના સારું હમણાં એમને રવા દઉં મેં એને સુધાના દાદા વૃત્તિ અને પ્રવૃત્તિ વચ્ચે શું સંબંધ છે વૃત્તિ તેવી પ્રવૃત્તિ હોય કે પ્રવૃત્તિ તેવી વૃત્તિ હોય તે સમજાવવા કૃપા કરશો સુદાબેન તમે જૈન થઈને આ બધું બહુ ગરબડ કરો છો શું આ બધું શું અપમાનગર કરો છો આ બધું આ વારને પણ પાછા એને છે આ વાર આટલો પાત્રો છે તેનાથી પાત્રો હશે ને તમે એને કર્યો છે જુદો વારને એવું કરો છો નહીં કેમ ના કરે જાડો કહી દે છૂટો પાડીએ પાત્રો કરી નાખીએ ઉત્તમ શાહ થાય છે હે એને વ્યવહારમાં સારું કહેવાય કોઈ કે એવું જ કર્યું આ તો હું હું શુદ્ધાત્મા છું એ મારી શુદ્ધ ચિત્ત સ્વરૂપ એ વૃત્તિ શબ્દ ચિત્તને લાગુ પડે છે ચિત્ત એટલે હું છું હવા હવાપણું એટલે હું નથી અને હું છું માનીએ તો એ અશુદ્ધ ચિત્ત કહેવાય અશુદ્ધ ચિત્ત એટલે શું ચિત્ત શબ્દ જ્ઞાન પ્રકાશ અને દર્શન પ્રકાશ બે જ્ઞાન પ્રકાશ વત્તા દર્શન પ્રકાશ એને ચિત્ત કહેવાય છે પરંતુ કેવો જ્ઞાન પ્રકાશ અને દર્શન પ્રકાશ એ જોવાનું છે નામધારી તે જ હું એટલે અશુદ્ધ જ્ઞાન પ્રકાશ ને અશુદ્ધ દર્શન પ્રકાશ એટલે ચિત્ત અશુદ્ધ હોય એટલે ભટકતું હોય બધું આખું સમજાય છે એટલે શુદ્ધાત્મા થયા એટલે શુદ્ધ જ્ઞાન અને શુદ્ધ દર્શન બરોબર શુદ્ધ આત્મા એટલે શુદ્ધ ચિત્ત શુદ્ધ ચિત્ત એટલે વૃત્તિ શબ્દ ચિત્તને લાગુ પડે છે હોવાપણું કોઈ પણ રીતે સમજાયું ને એટલે વૃત્તિને તમે સમજો તો બધું આ સમજાશે રાતનો પ્રશ્ન ને ઉભો થાય વૃત્તિ પ્રવૃત્તિને બધું બીજું કોણ છે કોણ છે જસુભાઈ તમારું શું નામ તનવીર ધર્મેશ ધર્મેશ કે અમદાવાદથી ખંભાત ખંભાતથી હા બોલો આજે સુધારમાં સુધારતા કરતા સુઈ ગયો હા ઊંઘી આવી ગઈ હે સુઈ ગયો ગયો પછી સવારે આમ તો હું આઠ સાડા આઠે ઉઠું કોણ ઉઠ્યું એટલે હું શું કોણ એટલે ધર્મેશ એટલે એટલે નહીં બરોબર બોલો ધર્મેશ ઉઠ્યો હું કહો ધર્મેશભાઈ ધર્મેશ ઉઠ્યો હા ચાલો પછી એટલે આમ તો આમ ના ઉઠાય પેલું સુતારમાં કરતા સુઈ ગયો ને સવારના પોમાં પહેલા સુતારમાં બોલેલું તો હું સુતારમાં છું ને પાંચ વાગે પ્રાંતિથી માં આવવાનું ને એટલે જલ્દી ઉઠી ગયું એટલે કુદરતી નિંદ્રા આવી હું શુદ્ધાત્મા શુદ્ધાત્મા છે એટલે હવે શુદ્ધાત્મા તમારે અંદર જાગૃત થઈ ગયા છે અને પ્રજ્ઞા સ્વરૂપે પ્રજ્ઞાશક્તિથી કામ કરે છે હવે એ પ્રતિથી એ પ્રજ્ઞાશક્તિના ભાગમાં કહેવાય પ્રતિથીનો બીજો અર્થ શ્રદ્ધા કહેવાય શું એટલે આપણે છીએ સમજાયું ને એટલે એને પ્રતિ કહેવાય છે એટલે હવે તમારે એ સતત રહ્યા કરવાની સમજાયું ને પણ આજના ધર્મથી તમારે ખાસ રહેવું પડશે અને બે દ્રષ્ટિનો અભ્યાસ કરવો પડશે ખૂબ અત્યારે તાજુ તાજુ છે એટલે ચાલો ધીરે આપી દેજો આ વિજયભાઈનું છે એનું એમના ઘરનું આ વિજયભાઈ ચિઠ્ઠી છે આ કોણ છે ઇન્ડોર ટ્રેડિંગ આ બીજું કોનું છે નામ નથી લખ્યું રાજેશ દવે ઓ રાજેશ દવેનું છે આપણે રાજેશ દવેનું કલકત્તાથી આવ્યું છે લો આ ચિઠ્ઠી અને રાજેશ દવે લખ્યું નથી ઉપર લખી નાખો તમે બંધ કરી દો જલ્દી કલકત્તા શું લખે છે આ સાથે પાંચ હજાર આપને મોકલું છું આ રકમ જ્ઞાની પુરુષને મોકલવાથી અમારું અનેક ઘણું આર્થિક દર દર ફીટવામાં સહાયરૂપ થાય આ પહેલાં તમને મોકલાવેલ રકમ જ્ઞાનદાનમાં આપવાનું તમે કહ્યું હતું વિજયભાઈને કહ્યું હતું તે તમારી સૂચના હતી રસીદમાં મારું નામ હતું આ વખતે જો આ રકમ સંઘમાં જમા કરવાની આપ સૂચના આપો તો રસીદમાં તમારું નામ લખવાની મારું નામ લખવાની બાકી આપ કૃપા દ્રષ્ટિ આપ જ છો બે અમને દેવદ્રેવ જોવા દો રાજેશ દેવે બહુ સંદેશ છે કલકત્તામાં પરંતુ વ્યવહારમાં જરાક બહુ તાણમાં અને બધું ચાલ્યા કરે ખેંચે પણ એને એ કોઈ ખેદ નથી એને કોઈ જાતનો ખેદ નથી ગમે તેવો હોય આ પરંતુ આમાંથી નીકળાય અને એવું જીવન મળે કે ધર્મમાં થઈ જવાય આવે ઘર તો છે છોકરાઓ છે બધું છે તો ખરું જ પણ છતાં હું કામ કરું પણ એવું મને તો સારું મેં તો એ તો તમારા સંજોગો એ એવા છે આપણે ભાવ કર્યા કરો આ કોનું કઈથી આવ્યું હે અચ્છા એ આપણે કહીએ આટલું જોઈ લઉં હા આ વિજયભાઈનું છે એટલું જોઈ લઈએ કાગળ આ કલકત્તાના પેલા સુધાબેનના આવે એમાં વિજયભાઈ એમના છે એમને પૂછ્યું છે આપશ્રીના અદભુત તેમજ મૌલિક પ્રગટ અનુભવ જ્ઞાનસૂત્રો રૂપી અમૂર્ત વચનોનો રસાસ્વાદ માણવાની અનેરી મજા પડે છે સુધાબેન તું સાક્ષી છું એ સાચું કહે છે પણ પેલા આપતા સૂત્રો દાદાના જુએ પાછા હા કે આપતા સૂત્રો તેમાંથી શ્રેણી પચીસ સૂત્રાંક નંબર એકસો નિરંતર સુખનો સદભાવ અને સ્પષ્ટ સ્વસંવેદન કયું અને સૂત્રાંક નંબર એકસો દસ નિરંતર દુઃખનો અભાવ એને નિરંતરનું ક્ષાયક પ્રતિદીપણું કહ્યું પ્રશ્ન આમાં નિરંતરનું ક્ષાયકનું પ્રતિદીપણું એ અસ્પષ્ટ વેદનથી કરી શકાય ના નિરંતરનું ક્ષાયકનું પ્રતિદીપણું એ અસ્પષ્ટ વેદન અને સ્પષ્ટ વેદનનું બે મિક્સચર છે એટલે અસ્પષ્ટતા જ્યાં સુધી એટલે કે વ્યવહારની શુદ્ધિ નથી બાકી જે થયા કરે છે એ થયા નહીં ત્યાં સુધી જરા બે ભેગું રહ્યા કરે સમજાય છે ક્ષાયક નથી જેને સ્પષ્ટ કહેવાય પરંતુ સ્પષ્ટતા રહી શકતી નથી આપણો વ્યવહાર શુદ્ધિ બધી બાકી છે એના કારણે એટલે ધર્મ આપ્યો છે સુધાબેન સમજાયું આ ખાસ કહેજો એમને એટલે હું વિજય છું અને હું વિજય હું વિજય છું અને હું વિજય છું કરીને મારા મન વાણી અને કાયાથી અંતકરણથી બાહ્યકરણથી ખાસ કરીને અંતકરણથી અંતકરણમાં જેટલું આપણે દાતા દ્રષ્ટા ભાવે એ વ્યવહાર સુધીના પ્રમાણમાં હઈએ તેટલું એ બાહ્યકરણના બાહ્યના જીવનમાં કોઈને દેખાય એવું નહીં પણ જીવાય એવી રીતે આવે એને જે આપણે રત્નત્રય કહીએ છીએ રત્નત્રય ચારિત્ર એ અંતર બાહ્ય ચારિત્ર છે શું કહ્યું આ પાંચમો આરો છે એટલે કહીએ છીએ તમને વિજય સમજાયું ને અને ચોથા આરામાં બાહ્ય અંતર કહેવાતું હતું શું કહેતું હતું એટલે બાહ્ય અંતર આમ શબ્દ મુકાય આપણે અંતર બાહ્ય અંતર બાહ્ય આપણે એટલે એવો શબ્દ છે નહીં આપણામાં એટલે આ તો આશ્ચર્ય અને અક્રમ શબ્દકોશનું પ્રમાણનું છે એવું અમારે કમલેશભાઈ કમલેશાનંદજી જે સમજાવ્યું અમને ખરું કે નહીં સાહેબ બોલવાનું આપો ને એમને હવે મને સાંભળ્યું નહીં મને સંભળાતું નથી બરાબર બરાબર અંતર બાહ્ય કે બાહ્ય અંતર આ કળિયુગની અંદર કળિયુગ શું કામ કહીએ આપણે યુગ યુગ ને શું કામ એટલે બખોડો છો એને જે છે તે કહીએ દાદાજી <laughs> સમજ્યા ભાઈ પાંચમો પાંચમો આરો કોને તો બધા સમજે નહીં ને વૈષ્ણવો નહીં સમજે જસુભાઈ એટલે અમે કળિયુગને સમજીએ નહીં હા એટલે આમાં નિરંતરનું ક્ષાય પ્રતિ પણ હું અસ્પષ્ટ વેદન કર્યું ને એટલે સ્પષ્ટ વેદન ક્યારે થાય કે આપણી જેટલી વ્યવહારની શુદ્ધિ થાય એટલું આપણી વેદનમાં વેદકતામાં સ્પષ્ટતા આવે કે આ વેદકનું વેદનપણું છે મારું નથી હું તો નિર્વેદક સ્વભાવવાળો શુદ્ધ આત્મા છું શું કહ્યું આ જેનું વેદન સ્વભાવ છે એનું વેદકપણું છે હવે વેદકપણું સાથે કહ્યું કે આપણે પ્રતિતિ સ્વરૂપે છૂટા છીએ એટલા માટે આપણને ભાષે છે આ કે વેદવાપણાનું સમજાયું ને એ વેદવાપણું ભાષ્યમાન સ્વરૂપે હોય પરિણામથી હોય એને અસ્પષ્ટ વેદન કહેવાય એકાકાર પરિણામ હોય એને અશુદ્ધ કહેવાય એકાકાર હોય તો અને વેદ વિજ્ઞાનથી છૂટા પડ્યા છીએ એટલું આપણને હજુ વેદવાપણામાં ખેંચાણ થતું રહેતું હોય એટલે ભોગવટામાં એટલું એ ભાષ્યમાન પરિણામ કહેવાય ભાષ્યમાન પરિણામમાં જ આ વેદકપણું હોય છે એટલે વેદકપણું તો ઊંચું પદ છે એ છૂટા પડ્યા પછીનું પ્રતિનું સમજાયું વિજયભાઈ હા અને હું નિર્વેદક એવો શુદ્ધ આત્મા છું એ આપણો પુરુષાર્થ છે ખ્યાલ આવે ને એ બધું તેમ થતા જાઓ તેમ પેલું ભાષ્યમાન વેદક પણ બધું અશુદ્ધ ભાગ છે નીકળતો જતો જાય અને અંતરથી આપણો વ્યવહાર બધો શુદ્ધ થતો જાય અને એ શુદ્ધ થયું એટલું જ આપણું વેદનમાં સ્પષ્ટતા આવે કે આ સ્પષ્ટ સંવેદન છે સ્પષ્ટ સંવેદન છે સંવેદન એટલે કે આપણે વેદન બે ભાગનું હોય બે પ્રકૃતિના દ્વંદ્વ ગુણવાળું એમાં દ્વંદ્વતા ના જોવાય આ એને વેદન વેદકતા જ જોવાય બીજું કશું ના જોવાય અને આપણે અંદર સંવેદન એટલે કે આપણા દર્શન ભાગમાં એ સામાન્ય ભાવે હોય એમાં કોઈ વિશેષતા આપણને દેખાય નહીં અને જેથી કરીને આપણું જ્ઞાન અને જ્ઞાન પ્રકાશ વિશેષ ભાવે એટલે કે જ્ઞાને કરીને આપણો સ્પષ્ટ થતો જાય તે એમાં સ્પષ્ટ સ્વસંવેદન કહેવાય શું કહ્યું સ્પષ્ટ સ્વસંદે સ્વસંવેદન સ્વસંવેદન એટલે કે કે હું નિર્ણય નિશ્ચિત કેવો શુદ્ધાત્મા છું એમાં મન વિજયભાઈના મનવાળીને કારણે એનો વ્યવહાર કંઈ નકારાતો નથી અગર તો એ નથી એવું નથી પરંતુ એની હાજરીમાં આ શુદ્ધાત્મા સ્વરૂપે સ્થિર થઈ જવું આપણને જોવા અને જાણવાથી એટલે જાણવામાં જેમ સ્થિર થઈ જવાય જેટલું જેટલું જો ચોખ્ખું જોવાય એવું એમાં સ્પષ્ટ સમવેદન કહેવાય સમજાયું ને આપણામાં લાઈન આવે છે ને કઈ લાઈન આવે છે આરતી આરતી આરતીની યોગેશ બોલો બોલો એમને બોલવા દો પહેલેથી બોલો પહેલેથી ત્રીજી આરતી દાદાની કેવળ જ્ઞાન પામે દાદા કેવળ જ્ઞાન પામે સ્વસંવેદન કરવું સ્વ સ્વયે કરીને બધું વેદન જે છે એક જ સ્વભાવનું હોય પછી એમાં ભેદ ના હોય પછી હવે સમજાયું કયો સ્વભાવ તો કે ગલન સ્વભાવ શું કહ્યું બોલો બોલો એટલે ખાલી થતો સ્વભાવ એટલે કે ભગવાનની અશુદ્ધિ છે અશુદ્ધિ નીકળતી જતો સ્વભાવ એ ખાલી થતો જ ભાગ છે સમજાયું ને અને શુદ્ધ પછી એ રહ્યો એ શુદ્ધ વ્યવહાર રહ્યો એને આદર્શ વ્યવહાર કહેવાય છે અને એને કુદરતી પણ વારો સહજતાવાળો સરળતાવાળો આખો વ્યવહાર થાય એ ધીમે ધીમે પ્રોસેસમાં આવે સ્વસંવેદન એટલે કે શુદ્ધાત્મા દ્રષ્ટિએ કરીને બધા વેદનો એક જ સ્વભાવથી જોવાય એને સ્વસ્થ સંબંધ કહેવાય શું એ એ લાઈન છે આખી બીજું તમે પૂછો છો જેમ જેમ દાદા પાસે પાંચ આજ્ઞામાં જ રહેવાની શક્તિની યાચના કરીએ જે થોડા અંશે ફાઇલોનો સંભાળ નિકાલ થાય છે તેમ તેમ વિધનની અસ્પષ્ટતા ક્રમે ક્રમે ઓછી થતી હોય છે તેમ અનુભવાય છે બિલકુલ સાચી વાત છે આ બરોબર છે હમ આ વાત થઈ આપણે બહુ સુંદર જાઓ જોડે મૂકી દો તો શું કરીશું પદ લેશું આપણે કનુભાઈ શું કહ્યું ચિતનિયા ચિતનિયા ચિતન્યા કનુભાઈ શુદ્ધ ચિતન્યા એમને શાસ્ત્ર સંગીતના બહુ જાણકાર છે અને ઘણી ઘણા રાગોમાં એ ગઈ શકે એવું છે એમનું ગર્યું પણ એવું સુંદર છે એવા શાસ્ત્રીય રાગમાં આ એક રચના કરી છે એમાં આ બહુ સુંદર રચના છે અને આવા તો બહુ સુંદર રચનાઓ કરી છે આ એક છે તે પરંતુ આ તો શિબિર કાર્યક્રમ છે તે એમની ઈચ્છા ભાવના છે બોલે છે શાસ્ત્રી છે જુઓ આપણે સાંભળીએ બધા ચાલો તારે બહુ સુંદર એ એકલા જ બોલશે આપણે સાંભળ્યા કરીશું માણીશું આપણે સાંભળનારા સાંભળ્યા કરીશું અને ને પાછી આપણે જોયા જાણ્યા કરીશું પાછા હા કે જસુભાઈ હા દેવ ભેગું નહીં હા એને સાંભળે તે સાંભળનાર જોયા કરવા અને એના ઉપર ઉપયોગ આપણો હોય કે હું શુદ્ધ આત્મા છું ચાલો આપણે બધા જ મહાત્માઓનો ભાવ આમાં લખાઈ ગયો છે કનુભાઈથી અને એક આ બીજું એક પદ હું ગઈશ એમાં બધા જ મહાત્માઓનો આપણો જે મૂઢાત્મામાંથી શુદ્ધાત્મા બનાયા પછી જે પૂર્ણ પણ પૂનમ લગીન જે જવાનું છે એના માટેનો પણ આ ભાવથી ગીત લખેલું છે એ સેકન્ડમાં ગઈશ આ પહેલું કહું છું બધા બોલે સાથે કે પછી તમે જોડે પછી પાછળથી કે એકલા બોલશો જે બોલી શકતા હોય તો બોલજો ના પણ એકલા તમે થોડું થોડું ક્લાસિકલ ટાઈપ ના રાઈટ છે ક્લાસિકલ છે દાદા દાદા બોલું રે તું હમારી થાક નહીં જી હમારી થાક નહીં પલ પલ ડોલું રે દાદાના સ્મરણમાં તન મન થાક નહીં દાદા દાદા બોલું जी हमारी था के नहीं जी हमारी था के नहीं पल पल डोलू रे દાદાના સ્મરણમાં ધન મન થાક નહીં દાદા દાદા બોલું મન વચન કાયાની એકતા આવાને કાજે મન વચન કાયાની એકતા આવાને કાજે લીધું મેં સરણ્યું જ્ઞાનીનું સરણ્યું જળ હર દીવડો જ્ઞાનના અજવાળાનો દીવડો નાનીએ પ્રગટાવ્યો મહિલો પ્રગટાવ્યો દાદા દાદા બોલું રે જે હમારી થાક નહીં જીવ બરતા કે નહીં બાદા વિહોણું આતનડું જળ દિશે છે આ મનડું અખિલ બ્રહ્માંડમાં અખાએ સંસારમાં દાદા વિહોણું આતનડું જડ દિશે છે આ મનડું અખિલ બ્રહ્માંડમાં આકાય સંસારમાં તમ તમ તારલિયા ટમકે જળહળ સૂરજ જળકે દાદાના પ્રકાશમાં દાદાના સાનિધ્યમાં દાદા દાદા બોલું हमारी था के नहीं जीव हमारे था के नहीं तत्व स्वरूपे दादा विचरे सकळ ब्रह्मांडे મંદિર રૂપી દેહમાં દાદાના મંદિરમાં તત્વ સ્વરૂપે અદાદા વિચરે સકળ બ્રહ્માને મંદિર રૂપી દેહમાં દાદાના મંદિરમાં પૂર્ણ પ્રકાશ જે સળગ્યો દાદાના નામે જે જળક્યો એમ પટેલમાં દેહરૂપી મંદિરમાં પૂર્ણ પ્રકાશ જે પ્રગટ્યો દાદાના નામે જે જળક્યો કે કે પટેલમાં બહરૂપી મંદિરમાં દાદા દાદા બોલું રે જીવ મારી થાકે નહીં જીવ મારી થાકે નહીં પલ પલ ડોલું રે સદાના સ્મરણમાં તન મન તાક નહીં દાદા દાદા બોલું જે જ્ઞાન વિધિ આપણી થઈ જાય છે પછી આપણો જે ભાવ થયો છે કે ભાઈ જે દાદાએ આપણને બીજમાંથી બનાવી જ આપણે બીજ બન્યા અને પૂનમ સુધી પહોંચાડો દાદા એવો અમારો ભાવ છે આમાં બધા જ મહાત્માનો ભાવ છે સાંભળો અરજ સાંભળો હે મરસી કરો દંડવત પ્રણામ દાદાજી સ્વીકારો દંડવતે પ્રણામ સાંભળો અરજ સાંભળો મૂઢાત્મામાંથી બનાવ્યા શુદ્ધાત્મા મૂઢાત્મામાંથી બનાવ્યો શુદ્ધાત્મા કર્મો ખપાવ્યા મારા કરોડો જનમના કર્મ ખપાવ્યા મારા કરોડો જનમના ગુણ લગાવું હું તો દાદા ભગવાનના ગુણ લગાવું હું તો દાદા ભગવાનના ગુણ લગાવું હું તો દાદા ભગવાનના સાંભળો અરજ ಸಾವಳು અષાઢી બીજ કેરો બન્યો ચાંદલિયો અષાઢી બીજ કેળો બન્યો હું ચાંદલિયો પૂનમે પચાડજો દાદા આજ રે જન્મમાં પૂનમે પહોંચાડજો દાદા આજ રે જન્મમાં ભાવ રે મૂક્યા છે મેં તો તમારા શરણમાં ભવરે મૂક્યા છે મેં તો તમારા શરણમાં ભવરે મૂક્યા છે મેં તો તમારા શરણમાં ભવરે મૂક્યા છે મેં તો તમારા શરણમાં સાંભળો અરજ સાંભળો એ મારા સ્વીકારો દંડવતી પણ સત્ય પૂરી દા સદા ભજન તમારી કરવું ભક્સતિયા પૂરે દાદા ભજન તમારી કરું ચિતરે જો તુજે મારું નિધિ રે જસણ ચિતરે ચોટ્યું રે મારું નિધિ રે જસનમાં દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર કરનાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર દાદા ભગવાનના અસીમ જય જયકાર દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર મારો સાંભળો અરજી સાંભળો હે મારા સ્વીકારો દંડવતે પ્રણામ દાદાજી સ્વીકારો દંડવતે પ્રણામ જય સચિદાનંદ પુણ્યતિથિ છે કુસુમબેન છે એટલે દર ભાવ છે એમને બહુ બહુ બહુ રુજુ હૃદયવાળા છે બહુ બહુ રુજુ હૃદય છે એમનું ઉમંગભાઈ બહુ મજાના હતા અને જ્ઞાન મતલબ એટલા બધા એ

હા હા તમે અંદર પૂછ્યું છે પછી લઈએ છે ભાઈ હા સચિદા હરીશભાઈ લઈએ છીએ આપણે અપન થાય એટલે যে કજ બુંદે રંગ બિને ગુલાલ છાટી રંગ બિનો ગુલાલ છાટી રંગ બિનો ગુલાલ છાટી રંગ અભિની કરી ગયો રંગ કરી ગયો હરિવર મુજને હરી ગયો ઘરે ગઈ હિંમતનગરથી જ્ઞાની અજવાળે માર્ગ મુક્તિનો પાન નંબર એકસો ચાળીસ એ સારું છે કવિરાજના પગલું છે એમ પાન નંબર એકસો ચાલીસ લખ્યું છે અચ્છા પેલું પુસ્તક બેગ નીકળ્યું છે એમાંથી છે એટલે એમાં તમે જ્ઞાની પુરુષ પાસે જાઓ એ ચાહે તો કરી શકશે ભગવાનને માટે આવા સુંદર મંદિરો બનાવીએ છીએ તો આ તો જીવતું મંદિર કહેવાય તો એને ચોખ્ખું નહીં કરવું જોઈએ એમને એમ ઉઘાડા થાય છે ભગવાન તો કેવું સુંદર દિરાસર આખું સજીવન દિરાસર છે હવે આ એટલે આપણે વ્યવહારથી જુદા પડ્યા તે નિશ્ચય હું શુદ્ધાત્મા છું પેલા પથ્થરમાં બનાવીએ છીએ ને પણ આ તો અસલ એટલે તો જ્ઞાની પુરુષની બહુ મહત્તા થઈ એટલી બધી અદભુત બાબત છે આ કે આજે સર્વજ્ઞ પુરુષો હાજર હોય તીર્થંકર હોય અને એમની એટલી બધી શક્તિઓ હોય ખુલ્લી નેચરલ કે જેમની હાજરીથી જ એટલું બધું બને છતાં પણ એ કહે છે કે અમે તો પાર નીકળી ગયા છીએ એટલે અમે કંઈ કરી શકતા નથી તમે દર્શન કરશો તો લાભ જરૂર થશે અમારો પણ થશે અમારો પણ તમે જ્ઞાની પુરુષ પાસે જાઓ એ ચાહે શું કરી શકશે હવે આવા સમર્થ પુરુષોનો સિક્કો હોય જ્ઞાની પુરુષ માટે જ્ઞાની પદ કેવું હોય સાથી કે જ્ઞાની પુરુષે સંપૂર્ણ દાદા ભગવાન સ્વરૂપ થવામાં આટલા ચાર વ્યવહાર ઉણા રહ્યા છે એટલે એ ચાર અંશનો લાભ આપણને મળ્યો જો કમ્પ્લીટ ત્રણસો સાહીઠ વ્યવહાર શુદ્ધિથી વિતરાગ થઈ ગયા હોય તો ના મળી શકે લાભ આપણને એટલે કિંમતતાની છે કે અદભુત જ્ઞાની પુરુષ મળ્યા તેની અદભુત બાબત છે જ્ઞાની પુરુષની ઓળખ સમજ પડવી એ અહો હો બધા ઘણા મોટા સંત પુરુષોએ બધાએ જાત જાતની એવી સમજ પાડી છે પરંતુ શબ્દ એમનું કોઈ રીતે ઉતરી શકે એવું નથી જ્ઞાની પુરુષનો અદભુત સ્ટેટ દશા આપણને સમજાય તો અત્યારે જ અહીં આગળ આપનું સ્વરૂપ એટલું સુંદર ઉગાડું થાય અને આજ્ઞાધર્મ આપ્યો છે તે આજ્ઞાધર્મ પ્રગટ જ્ઞાની પુરુષનો સ્વતંત્ર પુરુષનો આપણને સ્વતંત્ર બનાવે એવું એમાં બળ રહેલું છે એમની વાણીનું બળ એટલું બધું કામ કરે એવું છે તમારી અંદર તમારી રીતે કામ કરતું ખુલ્લું થતું જશે એટલે ભાઈ હરેશ બહુ સુંદર લખી લાયા છે એમાંથી આટલું અને કે એમાં સત્સંગ થોડો એટલે જ્ઞાની પુરુષ અને જ્ઞાની પુરુષથી પ્રાપ્ત જેમને પણ જ્ઞાન દશા પ્રાપ્ત થઈ છે આજ્ઞા ધર્મથી પછી બધા વ્યવહારોમાં એમના પોતાના વ્યવહારોમાં છે અને જેથી કરીને પ્રાપ્ત જ્ઞાનદશા એ પોતાના પ્રાપ્ત જ્ઞાનદશાના સ્વભાવથી અને પ્રકાશથી શુદ્ધ પ્રકાશમાં આપણને જેમ જેમ આજ્ઞાધર્મનું પાલન થતું જતું જાય આજ્ઞાધર્મ નિર્ણય નિશ્ચયથી હું કેવળ શુદ્ધાત્મા છું મન વચન કાયાથી તો તદ્દન ભિન્ન એવું તો હવે બાકી મન વચન વ્યવહાર રહ્યો તે આજ્ઞાધીન પડે રહ્યો અને એ આજ્ઞાધીન પડે રહ્યો એમાં એ જ્ઞાની પુરુષથી મળેલી આજ્ઞા કે જેમનું અનુભવ પ્રમાણ છે એ આપણને આજ્ઞા પ્રમાણ મળે છે આપણા વ્યવહારમાં રહેવા માટે અને એ આજ્ઞા પ્રમાણથી આપણે રહીએ ત્યારે જ્ઞાની પુરુષ ગમે ત્યાં હોય આપણે ગમે ત્યાં આવીએ ત્યારે બંનેનો આખો તાર સંધાય છે બહુ સુંદર તાર સંધાય છે આપણે સમર્પણ કરીએ છીએ ત્યારે તે તો બહુ થોડા ક્ષણોનું હોય છે જ્ઞાનવિધિ વેદ જ્ઞાન દીક્ષાનો પ્રયોગ સુંદર થાય છે એમાં પ્રાપ્ત થાય છે આપણને ત્યાર પછી આજ્ઞાધર્મ આવે છે આપણા વ્યવહારોમાં બધા વ્યવહાર માટે એમાં આપણું અને જ્ઞાની પુરુષનું જે અભેદ દશા આપણને જે દશા પ્રાપ્ત થાય તે જ્ઞાની પુરુષ જે સ્વતંત્ર છે એવી આપણે આજ્ઞાધર્મથી આપણને સ્વતંત્રતા કરાવે છે એટલે આપના પુરુષનું વાણીનું બળ હોય છે આજ્ઞામાં એ પોતે સંપૂર્ણપણે એમાં જ હોય છે આપણે અંતર કાળ સ્થળ એમાં કોઈ એનો ભેદ નથી રહેતો એટલે આવી રીતે આપણે હૃદયથી આજ્ઞાધર્મથી અને આપણને એમના કહેલા જે વચનો હોય અને કયું હોય એ પ્રમાણે એટલું રાખ્યા કરીએ તો આપણને પોતાને આપણું અંતરનું આવું આત્મ સ્વરૂપ ખુલ્લું થતું જ જાય અને આપણને જ્ઞાની ગુરુ જેટલી અભેદતા સદાય એટલી આપણે બાહ્ય ઘરમાં પોતાને અને એમ કરીને બહારમાં ઘરના વ્યવહારોમાં તેમજ બધા વ્યવહારોમાં આપણને સદાય બહુ સુંદર સદાય અને ત્યારે ખરી મહાત્માની દશા ખીલે એનો મતલબ છે ભાઈ સમજી ગયો હરીશભાઈ તો તને બહુ મજા આવે છે હિંમતનગર કેન્દ્ર બહુ મજાનું ખુલ્યું છે ઉત્તમભાઈ હા તમે આશીર્વાદ આપ્યા છે તે બધા બહુ પુરુષાર્થ કરે છે પુરુષાર્થ બહુ કરે છે પેલા ઈશ્વરભાઈ તો જુઓ ને જ્યાં અમદાવાદ હોય જ્યાં હોય ત્યાં પેલા એને લઈને આવી જ ગયેલા હોય છે ગમે તે રીતે દર મહિને એક વખત ચોવીસ કલાકની કીર્તન ભક્તિ હિન્દરના આપણે હિંમતનગરનો સંઘ કરે છે અને એમાં આજુબાજુના પંથકના ચાર ચાર જિલ્લાઓ છે લગભગ એ બધામાંથી જે આવી શકે બધા જ આવે છે બોલો બધી જ વ્યવસ્થા છે ઉત્તમભાઈ ત્યાં ભોજન આ તે આપણે જે બન્યું તે એટલું કર્યું છે બહુ સરસ કર્યું છે બહુ સુંદર થયું છે પંથક એટલે આપતા પુત્ર તો જાય છે ત્યાં આગળ અને આપણા વડીલો ત્યાં આગળ એમ મહિનામાં કંઈક એવું આપણે તો બહુ ખીલે એવું છે બહુ સુંદર ક્ષેત્ર છે આખું ઉત્તર ભારત અને પેલી બાજુનું પંચમહાલી બાજુ બધું આખું બહુ સુંદર રહ્યા હા પંચમહાલ ને આખું બધો ચાહે સો કરે એટલે શું કે એમની જે દશા છે એ દશાને એમની હાજરીથી આપણે એમની જોડે જેટલી અભેદતા સર્જાઈ એટલી આપણને પોતાને વર્તાય વર્તારો રહે અનુભવાય સ્વાદ આવે આપણે બધાના વ્યવહારોમાં કે આપણે જે વ્યવહારમાં આપણને વિચારો આવતા હોય આપણી આથમતી ઈચ્છાઓ હોય બધી એમાં એ અંગે જે સંયોગો અને સંયોગોનું પણ ભેળા પણ હોય ને આપણે એમાં આપણી ઈચ્છા પૂર્વક વિચારે કરીને પણ એ બધું સહેજાસહેજ બન્યા કરતું હોય એવું સહેજ જ બને કારણ કે જ્ઞાની પુરુષ એ સહજ પુરુષ છે શું કહ્યું અને સહજ પુરુષ હોવાને કારણે એ ચાહીસો કરી શકે છે કરી શકે છે એટલે આપણે આવી રીતે પૂતગલ ક્રિયાથી માનીએ છીએ પરંતુ એ અંતરની દિવ્ય બધી વાળો ભાગ છે અને પૂતગલમાં ઉદગલની સંક્રમણતા ભરી શક્તિ છે બધી આખી એ જ્ઞાની પુરુષનું અંદર હોવાપણું એમાં બહુ કામ કરે છે કોઈ કોઈની જોડે એ ક્યાં જતા નથી કરતા નથી કશું નથી છતાં દશા કામ કરે છે આપણે અને એવું આપણે મહાત્માઓને એકબીજાને અંદર અંદર તમે આપતા પુત્રો છો આ બધાને આ રીતે બહુ સુંદર એટલી જ કામ કરે આપણે બધા અલગ અલગ છીએ છતાંય જરાય જુદી ના હોય જરા પણ ના હોય અનુભવવા જેવી બાબત છે પોતાના માટે કોઈ એમાં કશું પરાયાપણું નથી કશું જ નથી ખાસ જોવા જેવું છે શું એટલે પ્રકૃતિની ભિન્નતામાં આપણને અભિજતા કેવી સુંદર રહે છે એ આ બહુ મોટો એ મતલબ છે આપણે હવે સમય થયો છે નમો વિતરાગાય નમો વર્યંતાણમ નમો સિદ્ધાળમ नमो आय रियाणम् नमो वज्रायाणम् नमो लुयि सवसावणम् ऐसो पञ्चनमुक्कारो सवपावप्पणाकणो मङ्गलाणम् च सवेसीम् परमम् हवै मङ्गलम् ઓમ નમો ભગવતી વાસુદેવાય ઓમ નમ શિવાય જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ એનાઉન્સમેન્ટ હવે પછીનો આજના આખા દિવસનો કાર્યક્રમ આ મુજબ રહેશે અત્યારે બાદ બે થી ત્રણ સોળું કીર્તન ભક્તિ આ સ્વાધ્યાય હોલમાં રહેશે ત્યારબાદ સાડા ત્રણથી સાડા પાંચ જે ગઈકાલે નક્કી કર્યું પોતાના ગ્રુપ વાઇઝનો સત્સંગ એ જ્યાં પોતાને નક્કી કર્યો છો હોલ નંબર ત્યાં પહોંચી જવા અને છ વાગે આજના શિબિરની પૂર્ણાવતી થશે હવે પછી દાદાજીનો સત્સંગ મંગળવારે એટલે પરમ દિવસે સવારના નવથી દસ સુદાન અપાર્ટમેન્ટ ઇલોરા પાર્ક ખાતે રહેશે જય સચિદાન ઓકે ગ્રુપમાં જરા ફેરફાર કરવામાં આવ્યો છે એટલે પોતાને કયા ગ્રુપમાં જવાનું ત્યાં બોર્ડ પર લખવામાં આવ્યું છે એ મુજબ પોતે પહોંચી જજો જય સચિદાનંદ હા બધી બધી સાંજના પર પ્રસાદીની વ્યવસ્થા રાખી છે મહાત્માઓ દરેક મહાત્માઓ સાંજના પ્રસાદી વાપરીને જજો